ઘનશ્યામ ચરિત્ર ઘનશ્યામનો જન્મ અયોધ્યા પાસે નાનકડું છપૈયા નામનું રળિયામણું ગામ છે ગામની ફરતે ઘટાદાર વડ પીપળા આંબા આંબલી જમરૂક અને દાડમના વૃક્ષો છે ગામની ચારે બાજુ જાંબુના વન છે ત્યાં આખો દિવસ પંખીઓનો કિલકિલાટ કોયલ મેના દેવચકલી પોપટ અને મોરના મીઠા ટહુકા સંભળાય નાની નાની શેરીઓ મંદિરો અને મેળીઓથી આખું ગામ શોભી રહ્યું છે સંવંત અઢારસો સાડત્રીસના ચૈત્ર સુદ નવમીનો દિવસ સોમવાર તારીખ ત્રણ ચાર ઈસવીસન સત્તરસો ને એક્યાસી અને રાતના દસ વાગ્યાનો સમય છે બસ તે જ વખતે ધર્મદેવના ઘરની બહાર બાળકો આનંદથી નાચે છે કેટલી સ્ત્રીઓ ગીતો ગાતી ગાતી થાળીમાં કંકુ ગુલાલ ફૂલની માળા અને રેશમી વસ્ત્રો લઈને હસતી હસતી ધર્મદેવને ઘેર જાય છે આજે તો તેમના ઘરની આસપાસ ખૂબ ભીડ થઈ છે બહાર યજ્ઞશાળામાં બ્રાહ્મણો મંત્રો બોલે છે અને ધર્મદેવ ઊભા ઊભા બ્રાહ્મણોને ગરીબોને તથા સાધુ સંતોને ઘરેણાં વસ્ત્રો અને ગાયો દાનમાં આપી રહ્યા છે ઘરની આસપાસ દીવાની દીપમાળા ચારે કોળ ઝળહળે છે નોબત અને શરણાઈઓ વાગી રહી છે આટલો બધો આનંદ રાતે શા માટે આજે તો ધર્મદેવ ભક્તિ માતાને ત્યાં પુત્રનો જન્મ થયો છે ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતે જ ભક્તિ માતાને ત્યાં જન્મ લીધો છે આજે તો ભગવાન બાળક બનીને જન્મ્યા છે બાળકના શરીરમાંથી તેજ નીકળ્યું અને એ તેજથી આખું ઘર ભરાઈ ગયું એ પ્રકાશ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા દેવો પણ વિમાનમાં બેસીને ધર્મદેવના પુત્રના દર્શન કરવા આવ્યા દેવોએ આકાશમાંથી ફૂલો અને ચંદનનો વરસાદ વરસાવ્યો ચારે કોર જય જય નાથ થઈ ગયો બાળપ્રભુનું પરાક્રમ કાલિદત્ત નામનો એક રાક્ષસ હતો તે પાપીઓનો સરદાર હતો તેને ખબર પડી કે ધર્મદેવને ઘેર પ્રભુ પ્રગટ્યા છે તેથી તે એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયો એક દિવસ વહેલી સવારે તેણે બધી કૃત્યાઓને હુકમ કર્યો કે જાઓ ધર્મદેવને ઘેર જઈ બાળપ્રભુને મારી નાખો કૃત્યાઓ એટલે રાક્ષસીઓ હુકમ થયો એટલે બધી જ કૃત્યાઓ છપૈયા ગામમાં આવી અને ધર્મદેવનું ઘર શોધવા લાગી કૃત્યાઓ બધી કાળી કાળી મેસ લાલગુમ આંખો મોટા મોટા અણીદાર દાંત કદરૂપા મોઢા અને બિહામણો અવાજ કૃત્યાઓ દોડતી ધર્મદેવના ઘર પાસે આવી અને તેમણે હળવેથી અંદર જોયું તો ભક્તિ માતા બાળપ્રભુને દૂધ પાતા હતા કૃત્યાઓ ધીમે પગલે અંદર આવી અને તરત જ બાળપ્રભુને ઉપાડીને આંબાના વન તરફ દોડવા લાગી આંબાના વનમાં પવનપુત્ર હનુમાનજી રહે તેમણે કૃત્યાઓને બાળપ્રભુને લઈને દોડતી જતી જોઈ એટલે તરત જ કૂદકા મારતા તેઓ કૃત્યાઓ પાસે પહોંચી ગયા મોટી કૃત્યાના હાથમાંથી બાળપ્રભુને લઈ લીધા અને પછી પછી તો તેમણે બધી કૃત્યાઓને પકડી બધાના ચોટલા પોતાના પૂંછડા સાથે બાંધ્યા અને પૂંછડું જોર જોરથી જમીન સાથે પછાડવા માંડ્યું વળી કેટલીકને તો માથાના વાળ ખેંચીને મારી કેટલીકને હવામાં ધર ફેરવીને પછાડી બધીએ ચીસા ચીસ અને રોગ રોકકળ કરી મૂકી દરેકના હાડકાં ખોખરા થઈ ગયા બધી કૃત્યાઓએ રોતા રોતા માફી માગી અમને છોડી મૂકો હવે અમે ચપૈયામાં ફરી નહીં આવીએ બહુ આજીજી કરી ત્યારે હનુમાનજીએ તેમને છોડી અને પછી તેમની પાછળ દોડ્યા ત્યારે બધી કૃત્યાઓ મુઠ્ઠી વાળીને દૂર ભાગી ગઈ બાળપ્રભુને લઈને હનુમાનજી દોડતા દોડતા ગામમાં પાછા આવ્યા અને ભક્તિ માતાને બાળપ્રભુ પાછા આપ્યા પગે લાગ્યા અને કહ્યું માં તમારો આ બાળક તો ભગવાન છે અને હું તેમનો સેવક છું જ્યારે મારી જરૂર હોય ત્યારે સેવા કરવા મને અચૂક બોલાવજો હું તમારી સેવામાં હાજર થઈ જઈશ હનુમાનજી અદ્રશ્ય થઈ ગયા ભક્તિ માતાએ પ્રભુને ગોદમાં લીધા ને છાતી સરસા ચાપીને વહાલ કરવા લાગ્યા ભાગી ગયેલી કૃત્યાઓએ કાલિદત્તને બધી વાત કહી કૃત્યાઓ કહે હવે અમે છપૈયા બાળ પ્રભુને લેવા નહીં જઈએ બાળ પ્રભુના હનુમાનજી નામના સેવક છે તેમણે તો અમને મારી મારીને અધમુઈ કરી નાખી આ સાંભળી કાલિદત્ત વધુ ક્રોધે ભરાયો તેણે કોટરા નામની સૌથી મોટી કૃત્યાને બાળપ્રભુને મારી નાખવા મોકલી કોટરા તો પ્રભુના ઘરની સામે આવીને ઊભી રહી પ્રભુ એકલા પડે તેની રાહ જોવા લાગી પ્રભુ તો બધું જાણે એટલે પ્રભુએ વાંકી નજરે કોટરા સામું જોયું અને તરત જ કોટરા બળવા લાગી બળું છું મરું છું એવી મોટી ચીસો પાડતી પગ તરફડાવતી કોટરા ત્યાંને ત્યાં જ મરી ગઈ મોટા પહાડ જેવી કોટરાને પ્રભુએ જરાક વારમાં જ ધામમાં પહોંચાડી દીધી કોટરાને જોઈને બીજા બાળકો તો ડરી ગયા લોકો નવાઈ પામી ગયા ધર્મદેવ અને ભક્તિ માતા પણ ગભરાઈ ગયા બાળ પ્રભુને અંદરના ઓરડામાં લઈ ગયા અને પોઢાડી દીધા રામ દયાળને દર્શન દિવસો જતા ગયા અને પ્રભુના પરાક્રમો પણ વધતા ગયા એમ કરતા કરતા પ્રભુ અઢી માસના થયા એક દિવસ ભક્તિ માતાને કામ હતું તેથી ઉતાવળે ઉતાવળે પ્રભુને પારણામાં પોઢાડીને રસોડામાં ગયા ભક્તિ માતા ગયા કે તરત જ પ્રભુ પારણામાં બેઠા થઈ ગયા પોતાની ચૂસણી દૂર પડી હતી એટલે પારણામાંથી નીચે ઉતર્યા અને ઘૂંટણભર ચાલતા જઈને ચૂસણી હાથમાં લીધી અને પાછા પારણામાં આવીને બેસી ગયા આ દ્રશ્ય ધર્મદેવના મિત્ર રામદયાળે જોયું તેમણે પૂછ્યું ધર્મદેવ તમારા પુત્રની ઉંમર કેટલી ત્યારે ધર્મદેવે કહ્યું હજુ તો ફક્ત અઢી માસના જ થયા છે આ સાંભળી રામદયાળને થયું કે ખરેખર આ તો ઈશ્વર જ હોવા જોઈએ નહીં તો આટલી નાની ઉંમરમાં ચતુરાઈ કેમ આવે એમ વિચાર કરીને રામદયાળ પ્રભુના પારણા પાસે ગયા પ્રભુની સામે જોયું પછી તો પ્રભુના શરીરમાંથી તેજના કિરણો નીકળવા લાગ્યા આખો ઓરડો તેજથી ભરાઈ ગયો રામદયાળ તો આશ્ચર્યચકિત થઈ ગયા તેમને ચોક્કસ ખાતરી થઈ કે આ બાળક ભગવાન જ છે પ્રભુનું નામ પાડ્યું પ્રભુ દિવસે દિવસે મોટા થતા ગયા હવે તો ત્રણ માસના થઈ ગયા તેવામાં માર્કંડેય મુનિ ધર્મદેવને ઘેર પધાર્યા ધર્મદેવે ઊભા થઈને તેમનો સત્કાર કર્યો બેસવા માટે સુંદર આસન આપ્યું અને તેમની પૂજા કરી પછી ધર્મદેવે કહ્યું તમે બહુ પ્રખ્યાત અને વિદ્વાન જ્યોતિષી છો તો તમે મારા પુત્રનું નામ પાડી આપો અને ભવિષ્ય ભાખો માર્કંડે મુનિ ટીપણું ખોલી આંગળીના વેઢા ગણવા લાગ્યા થોડીવાર પછી હસતા હસતા બોલ્યા તમારા પુત્રનો કર્ક રાશિમાં જન્મ છે તેથી તેમનું નામ હરિ પડશે વળી શરીરનો રંગ શ્યામ છે તેથી કૃષ્ણ એ નામથી પણ ઓળખાશે આ બંને નામ ભેગા કરીએ તો હરિ કૃષ્ણ એવું નામ થાય લોકો એમને ઘનશ્યામ કહીને પણ બોલાવશે તમારા પુત્રમાં તપ ત્યાગ યોગ ધર્મ નીતિ સત્ય વિવેક બધા જ ગુણો છે તેથી લોકોમાં નીલકંઠ નામથી જાણીતા થશે તમારો આ પુત્ર પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરશે તમારા અને લોકોના દુઃખોનો નાશ કરશે દેશમાં ચારે કોર તેમની કીર્તિ ફેલાશે લોકોને સમાધિ કરાવશે અને તેમનો ઉદ્ધાર કરશે ભગવાનનું ભજન કરાવી સૌને સુખી કરશે આ સાંભળી ધર્મદેવ ખૂબ જ રાજી થઈ ગયા તેમણે માર્કંડે મુનિને સારા સારા વસ્ત્રો આભૂષણો ગાયો અને સોનામોરો દક્ષિણામાં આપી વિદાય કર્યા પુત્રની પરીક્ષા એક વખત ધર્મદેવને પુત્રની પરીક્ષા લેવાનું મન થયું તેમણે ભક્તિ માતા પાસે બાજોટ મંગાવ્યો બાજોટ પર રેશમી વસ્ત્ર પાથર્યું પછી તે બાજોટ પર એક સોનામોહર એક પુસ્તક અને એક નાની તલવાર મૂકી આ ત્રણ વસ્તુઓ મૂકીને જોવા લાગ્યા કે પ્રભુ કઈ વસ્તુ ઉપાડે છે તરત જ પારણામાંથી ઉતરીને પ્રભુ બાજોટ પાસે આવ્યા અને પુસ્તક હાથમાં ઉપાડી લીધું આ જોઈને ધર્મપિતા અને ભક્તિમાતાને ખાતરી થઈ કે ચોક્કસ આ પુત્ર ભણી ગણીને વિદ્વાન થશે ઘનશ્યામે કાન વિંધાવ્યા ઘનશ્યામ હવે સાત માસના થયા ભક્તિ માતાને થયું કે હવે ઘનશ્યામના કાન વિંધાવી લઈએ બીજે દિવસે સવારે ભક્તિ માતા ઘનશ્યામને લઈને ઘરની બહાર આવ્યા ઘરની સામે જ આંબલીનું ઝાડ હતું તેના નીચે ચોતરો હતો તેના પર જઈને બેઠા કાન વિંધનારો સોય લઈને ઘનશ્યામની પાસે આવ્યો હળવેથી ઘનશ્યામનો કાન પકડવા હાથ લાંબો કર્યો ત્યાં તો ઘનશ્યામના આખા શરીરમાંથી તેજ નીકળવા માંડ્યું કાન વિંધનારાની આંખો તેજથી અંજાઈ ગઈ જ્યાં જુએ ત્યાં તેજ દેખાય તેણે એકદમ દરીને ચીસ પાડી તરત જ ઘનશ્યામે બધું તેજ પોતાના શરીરમાં પાછું સમાવી દીધું અને માતાના ખોળામાંથી અદ્રશ્ય થઈ ગયા માતાએ જોયું તો ઘનશ્યામ આંબલીની ડાળી પર બેઠા હતા તે જોઈ ભક્તિ માતાએ રામપ્રતાપભાઈને બૂમ પાડી બોલાવ્યા અને કહ્યું આ જુઓ ઘનશ્યામ આંબલીના ઝાડ પર બેઠા છે તો તમે ઝાડ પર ચડીને તેમને ઉતારો રામપ્રતાપભાઈ આંબલીના ઝાડ પર ચડ્યા અને જોયું તો ઘનશ્યામ નીચે ભક્તિ માતા પાસે બેઠા હતા તેથી રામપ્રતાપભાઈ નીચે ઉતર્યા માતા પાસે આવીને જોયું તો ઘનશ્યામ માતા પાસે બેઠેલા દેખાય અને ઉપર જોયું તો આંબલીના ઝાડ ઉપર પણ બેઠેલા દેખાય આ પ્રમાણે ઘણા વખત સુધી રામપ્રતાપભાઈને ઘનશ્યામના બે સ્વરૂપે દર્શન થયા કાન વિનનારો તો આ જોઈ ગભરાઈ જ ગયો ત્યાં તો ઘનશ્યામે પોતાનું બીજું સ્વરૂપ આંબલીની ડાળી પરથી અદ્રશ્ય કરી દીધું અને બોલ્યા મને ગોળ ખાવા આપો તો કાન વિંધાવીશ એ સાંભળી ભક્તિ માતાએ કહ્યું જો ડાયા થઈને કાન વિંધાવા બેસશો તો ગોળ ખાવા મળશે એમ કહીને ઘરમાંથી ગોળ મંગાવીને ઘનશ્યામને આપ્યો એટલે ઘનશ્યામ ભક્તિ માતાના ખોળામાં બેસી ગયા અને ગોળ ખાતા ખાતા કાન વિંધાવ્યા લક્ષ્મીજીને વરદાન ભક્તિમાતા માતા હવે ઘનશ્યામને ચાલતા શીખવતા હતા એક દિવસે સવારે ભક્તિમાતા માતા ઘનશ્યામને આંગળી પકડીને ચલાવતા ચલાવતા બહાર ચોકમાં લઈ આવ્યા થોડુંક ચાલ્યા પછી ઘનશ્યામ ચોકમાં જ બેસી ગયા એવામાં લક્ષ્મીજી સખીઓ સાથે આકાશ માર્ગે નીકળ્યા લક્ષ્મીજીએ પોતાની એક સખીને કહ્યું તું ચકલી બનીને ઘનશ્યામના ઘરના દરવાજા પાસે બેસજે અને ઘનશ્યામ તને પકડવા આવે ત્યારે એક જગ્યાએથી ઊઠીને બીજી જગ્યાએ બેસશે એવી રીતે ઘનશ્યામને ખૂબ દોડાવશે પણ પકડાતી નહીં લક્ષ્મીજી આકાશમાંથી અદ્રશ્ય રીતે ઘનશ્યામની લીલા જોવા લાગ્યા થોડી થોડીવારમાં ફર કરતી એક ચકલી આવી અને દરવાજા પાસે બેઠી તરત જ ઘનશ્યામે હાથ લાંબો કરીને ચકલીને મુઠ્ઠીમાં પકડી લીધી ચકલીએ પાંખો ફફડાવી પણ ઘનશ્યામના હાથમાંથી છૂટી શકી નહીં તેથી ચકલીએ ચી ચી ચી ચીસો પાડવા માંડી આ જોઈ ભક્તિ માતાને થયું કે જો ચકલી ઘનશ્યામને ચાંચ મારશે તો લોહી નીકળશે એમ ધારીને ભક્તિ માતાએ ચકલીને ઘનશ્યામના હાથમાંથી લઈને નીચે મૂકી કે તરત જ ચકલીમાંથી એક સુંદર સ્ત્રી ઊભી થઈ ગઈ સ્ત્રીએ હાથ જોડીને ઘનશ્યામને કહ્યું હું લક્ષ્મીજીની સખી છું મને લક્ષ્મીજીએ ચકલીનું રૂપ લઈને તમારી પાસે આવવાનું કહ્યું હતું મારી ચાંચ તમારી હથેળીમાં વાગી હશે માટે મને માફ કરો આ સાંભળી ઘનશ્યામે તેને આશીર્વાદ આપ્યા એટલામાં લક્ષ્મીજી પણ પધાર્યા બે હાથ જોડીને તેમણે નમન કર્યું પછી ધીમેથી લક્ષ્મીજીએ વિનંતી કરી કે મને તમારી સેવાનો લાભ આપો લક્ષ્મીજીની વિનંતી સાંભળીને ઘનશ્યામે વચન આપ્યું કે હું જ્યારે કાઠિયાવાડમાં આવું ત્યારે તમે પણ કાઠિયાવાડ આવજો હું તમારી ઈચ્છા પૂર્ણ કરી આ સાંભળી લક્ષ્મીજી ખૂબ રાજી થયા અને ઘનશ્યામના આશીર્વાદ લઈને તેઓ હસતા હસતા અદ્રશ્ય થઈ ગયા સિદ્ધિઓ પ્રભુની સેવામાં પ્રભુને એક મામી હતા તેમનું નામ લક્ષ્મીબાઈ એક દિવસ સવારે તેમણે ભક્તિમાતાને પૂછ્યું આજે શું રસોઈ કરું ત્યારે ભક્તિમાતા કહે રસોઈની ઉતાવળ નથી માટે નિરાંતે શીરો બનાવજો આ સાંભળી લક્ષ્મીબાઈ અંદર રસોડામાં ગયા અને ધીમે ધીમે રસોઈ બનાવવા માંડ્યા રસોઈ તૈયાર થતાં બહુ વાર લાગી તેથી ભક્તિમાતાને ખૂબ ભૂખ લાગી બાળપ્રભુને ખબર કે માતાને ભૂખ લાગી છે તરત જ તેમણે મનમાં ને મનમાં આઠ સિદ્ધિઓને ભોજન લાવવા આજ્ઞા કરી અને પળવારમાં જ આઠેય સિદ્ધિઓ આકાશમાંથી ઉતરી આવી દરેક સિદ્ધિ રૂપરૂપનો અંબાર જાણે સ્વર્ગની અપ્સરા જ જોઈ લો દરેકના સુંદર રંગબેરંગી ઝીણા વસ્ત્રો અને દરેકના હાથમાં થાળ થાળમાં બત્રીસ પકવાન પોતાના ઘરમાં એકી સાથે આઠ રૂપાળી સ્ત્રીઓને જોઈને ભક્તિ માતા આભા બની ગયા સ્ત્રીઓએ કહ્યું માતાજી અમે સિદ્ધિઓ છીએ તમને ભૂખ લાગી છે તેથી બાળપ્રભુએ અમને આજ્ઞા કરી કે ભોજન લઈને આવો અમે આ થાળમાં અનેક જાતના પકવાન લાવ્યા છીએ તે આપ આરોગો આ પ્રમાણે સિદ્ધિઓએ કહ્યું છતાં પણ ભક્તિ માતા અચકાતા હતા આ જોઈને પ્રભુ પહાડામાંથી નીચે ઉતર્યા અને એક થાળમાંથી થોડુંક જમ્યા પછી માતાને કહ્યું તમે પણ જમો તે જોઈ માતા પણ જમ્યા જમી રહ્યા ત્યાં તો રસોડામાંથી લક્ષ્મીબાઈ ગરમા ગરમ શીરો લઈને આવ્યા પણ બહાર આવીને જુએ તો આઠ સિદ્ધિઓ અને પકવાનના થાળ મામી તો તદ્દન નવાઈ જ પામી ગયા તે વખતે સિદ્ધિઓ કહેવા લાગી કે માતાજી અમે તમારા માટે રોજ થાળ લાવીશું ત્યારે પ્રભુએ કહ્યું રોજ લાવતા નહીં જ્યારે મામી રસોઈ બનાવતા વાર લગાડે ત્યારે જરૂર લાવજો પછી દરેક સિદ્ધિ પ્રભુને પગે લાગીને આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ ખીચડીને બદલે દૂધપાક એકવાર બપોરે ઘનશ્યામ ભૂખ્યા થયા તેમણે ભક્તિ માતા પાસે ખાવાનું માગ્યું માતાએ ઘનશ્યામને ટાઢી ખીચડી ખાવા આપી અને કહ્યું તમે ધીમે ધીમે ખીચડી ખાવાની શરૂ કરો હું હમણાં દૂધ લઈને આવું એમ કહી ભક્તિ માતા ગૌશાળામાં ગયા ગૌશાળામાં એક ગાય હતી તેનું નામ ગોમતી વહેલી સવારે અને સાંજે એમ બે વખત તે દૂધ આપે ભક્તિ માતા ગાયને દોહવા લાગ્યા પણ આચળમાંથી દૂધ નીકળે નહીં એવામાં હાથમાં પવાલું લઈને ઘનશ્યામ ગૌશાળામાં આવ્યા તેમને જોઈને માતાએ કહ્યું હજી દૂધને ઘણી વાર છે માટે છાનામાના એક ઠેકાણે બેસો પરંતુ ગોમતી ગાયને ઘનશ્યામ પર બહુ વાલ જો ઘનશ્યામને દૂધ પીવું હોય તો ગાય ગમે ત્યારે દૂધ આપે ઘનશ્યામે તો પવાલું લઈને ગોમતી ગાયના આંચળ નીચે ધર્યું તરત જ આંચળમાંથી દૂધની ધાર નીકળવા લાગી ઘડીક વારમાં પવાલું ભરાઈ ગયું આ જોઈ ભક્તિ માતા આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ ઉતાવળે અંદર જઈને દોણી લઈ આવ્યા દોણી આંચળ નીચે મૂકી તો તે પણ ઘડીકમાં ભરાઈ ગઈ પણ દૂધની ધાર બંધ થઈ નહીં એટલે ફરીથી ભક્તિ માતા અંદર ગયા મોટી દોણી લઈ આવ્યા મોટી દોણી પણ ઝડપથી ભરાવા લાગી તે જોઈને ભક્તિ માતાને થયું કે જો દૂધ બંધ નહીં થાય તો ઘરના બધા વાસણો ભરાઈ જશે આ જોઈ ઘનશ્યામે કહ્યું માતા ગભરાશો નહીં હવે અંદર વાસણ લેવા નહીં જવું પડે આ તો અમારી ઈચ્છાથી દૂધની ધારા નીકળતી હતી માટે હવે બંધ થઈ જશે છતાં ભક્તિ માતાને થયું કે દૂધની ધાર બંધ નહીં થાય તો એમ સમજીને ફરી વાસણ લેવા રસોડામાં ગયા વાસણ લઈ આવીને જોયું તો દૂધ નીકળતું બંધ થઈ ગયું હતું ભક્તિ માતા તો આ ચમત્કાર જોઈ નવાઈ પામી ગયા તેઓ ઘનશ્યામ પર ખૂબ પ્રસન્ન થયા તેમને થયું આટલું બધું દૂધ છે માટે લાવ દૂધપાક કરું એમ નક્કી કરીને ઘનશ્યામને કહ્યું હવે તમે ટાઢી ખીચડી ન ખાશો હું હમણાં જ દૂધપાક પૂરીની રસોઈ બનાવું છું એટલું કહીને તેમણે થોડી વારમાં જ દૂધપાક પૂરીની રસોઈ બનાવી અને ઘનશ્યામને પ્રેમથી જમાડ્યા વાળંદને ચમત્કાર ઘનશ્યામને ત્રીજું વરસ બેઠું ધર્મપિતાએ વિચાર કર્યો કે હવે ઘનશ્યામના વાળ ઉતરાવીએ બીજે દિવસે સવારે સારું મુહૂર્ત જોઈને તેમણે અમય નામના વાળંદને બોલાવ્યો અમય તેનો થેલો લઈને આવ્યો ભક્તિ માતા ઘનશ્યામને ખોળામાં લઈને પૂર્વ દિશા તરફ બેઠા અમય અસ્ત્રો કાઢીને ઘનશ્યામના વાળ ઉતારવા લાગ્યો અડધી હજામત થઈ ત્યાં તો ઘનશ્યામ અદ્રશ્ય થઈ ગયા ઘનશ્યામ સૌને ભક્તિ માતાના ખોળામાં બેઠેલા દેખાય પણ અમય વાળનને ન દેખાય આથી વાળન ગભરાઈ ગયો અસ્ત્રો હાથમાં સ્થિર રહી ગયો આ જોઈને ભક્તિ માતા બોલ્યા આમ બેસી શું રહ્યો છે હજામત પૂરી કર અમયે ધ્રુજતે હાથે જવાબ આપ્યો શું કરું માતાજી મને ઘનશ્યામ દેખાતા જ નથી તો હજામત કેવી રીતે પૂરી કરું આ સાંભળી ભક્તિ માતાએ ઘનશ્યામને કાનમાં કહ્યું અડધી હજામત કરેલું મોઢું સારું ન લાગે માટે હજામત પૂરી કરાવી લો અમયને દર્શન આપો ત્યારે ઘનશ્યામે ફરીથી અમય સામે દ્રષ્ટિ કરી એટલે અમયને ઘનશ્યામ દેખાયા અમયે હજામત પૂરી કરી તેને થયું કે નક્કી આ બાળક ભગવાન જ છે તેથી તે ઘનશ્યામને પગે લાગીને આશીર્વાદ લઈને ચાલ્યો ગયો પછી ઘનશ્યામે નારાયણ સરોવરમાં સ્નાન કર્યું ધર્મપિતાએ બ્રાહ્મણોને દાન આપ્યું સૌને પતાસા વહેંચ્યા અને બ્રાહ્મણોને જમાડવાની તૈયારીમાં પડી ગયા કાલિદત્ત મરણને શરણ ધર્મપિતા અને ભક્તિમાતા કામમાં હતા તેથી તેઓ ઘનશ્યામને ભૂલી ગયા બાળમિત્રો દોડતા દોડતા ઘનશ્યામ પાસે આવ્યા નાચતા કૂદતા બધા બાળમિત્રો ઘનશ્યામ સાથે નારાયણ સરોવરથી પૂર્વ દિશામાં આવેલી આંબાવાડીમાં ગયા ત્યાં જઈ બધા બાળકો આંબલી પીપળી રમવા લાગ્યા એટલામાં કાલિદત્ત રાક્ષસ ત્યાં આવ્યો તેને થયું આજે બધા બાળકોને ઉપાડી જઈશ અને ઘનશ્યામને મારી નાખીશ કાલિદત્તે ઘનશ્યામને પકડવા હાથ લાંબો કર્યો ઘનશ્યામ સમજી ગયા ઘનશ્યામે તેની સામે દ્રષ્ટિ કરી એટલે તે બળવા લાગ્યો આથી કાલિદત્ત બહુ ગુસ્સે થયો તેણે પોતાની જાદુઈ વિદ્યાથી ભયંકર વાવાઝોડું અને વરસાદ શરૂ કર્યા ચારે કોર અંધારું થઈ ગયું ખૂબ ઠંડીથી અને વરસાદથી બધા બાળકો ધ્રુજવા લાગ્યા કાલિદત્તે મોટી મોટી ચીસો પાડવા માંડી બધા બાળકો એક મોટા વડના ઝાડની બખોલમાં સંતાઈ ગયા ઘનશ્યામ પણ થોડે દૂર એક આંબાના ઝાડ નીચે જઈને બેઠા બૂમો પાડતો પાડતો કાલિદત્ત ઘનશ્યામને શોધવા લાગ્યો તેણે જોયું કે ઘનશ્યામ આંબાના ઝાડ નીચે બેઠા છે અને ઘડીકમાં ઘનશ્યામ ઝાડ પર બેઠેલા દેખાયા એટલે તેણે પોતાનું શરીર આકાશ સુધી ઊંચું કર્યું અને જોરથી આંબાના ઝાડ પર પડતું મૂક્યું કડર ભૂસ કરતી કેટલીક ડાળીઓ ભાંગી પડી ઘનશ્યામ ઝાડ નીચે કચડાઈ ગયા હશે તેમ માનીને તે જોરથી હસવા લાગ્યો તેણે હાથ લાંબો કરીને બધી તૂટેલી દાળીઓ ઊંચી કરવા માંડી પરંતુ પરંતુ ઘનશ્યામ તો એમને એમ જ બેઠા હતા તૂટેલી દાળીઓ તો જાણે તેમનું છત્ર બની ગઈ હતી આ જોઈ કાલિદત્ત વધુ ક્રોધે ભરાયો ઘનશ્યામને પકડવા તેણે બે હાથ લંબાવ્યા આ જોઈ ઘનશ્યામે કાલિદત્ત સામે કરડી નજર કરી જોત જોતામાં કાલિદત વૃક્ષો સાથે અથડાઈ અથડાઈને મરી ગયો વાવાઝોડું અને વરસાદ પણ ઘનશ્યામે શાંત કરી દીધા થોડી વારમાં ચારે કોળ અજવાળું થઈ ગયું બાળ મિત્રો બખોલમાંથી બહાર આવીને ઘનશ્યામને શોધવા લાગ્યા ભક્તિ માતાને ઘનશ્યામ યાદ આવ્યા એટલે ધર્મ પિતાને સાથે લઈને ભક્તિ માતા શોધતા શોધતા આંબાના ઝાડ પાસે આવ્યા ભક્તિ માતાએ ઘનશ્યામને તેડી લીધા અને છાતી સરસા ચાપી દીધા ઘનશ્યામ મળ્યા એટલે સૌ બાળકો પણ આનંદમાં આવી ગયા બધા રાજી થઈને ઘેર પાછા ગયા ટાઢે પાણીએ બળિયા ગયા હવે ગ્રીષ્મ ઋતુ આવી ગ્રીષ્મ ઋતુમાં તાપ બહુ પડે ગરમી બહુ થાય આવી સખત ગરમીમાં ઘનશ્યામને તાવ આવ્યો તેથી ઘનશ્યામ જમ્યા નહીં આ વાતની ખબર પડી એટલે ચંદામાસી ખબર કાઢવા આવ્યા તેમણે ઘનશ્યામના શરીરે હાથ ફેરવ્યો જોયું તો બળિયા નીકળ્યા હતા અને તાવ આવ્યો હતો તેથી ચંદામાસી બોલ્યા ઘનશ્યામને બળિયા નીકળ્યા છે માટે અંદર ઓરડામાં સુવાડી દો ભક્તિમાતાએ ઘનશ્યામને પથારીમાં સુવાડ્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા એટલામાં ઘનશ્યામના મામી લક્ષ્મીબાઈ ત્યાં આવ્યા તેમણે ઘનશ્યામના શરીરે તાવ અને બળિયા જોઈને કહ્યું વીસ દિવસ સુધી ઘરની બહાર જવા દેતા નહીં નાહવા ધોવા દેતા નહીં શરીરે પાણી પણ અડાડશો નહીં આ સાંભળી ઘનશ્યામે કહ્યું નાયા ધોયા વગર કેમ ચાલે આપણે તો બ્રાહ્મણ છીએ માટે રોજ નાહવું જ જોઈએ તમે ઠંડુ પાણી લઈ આવો હું ઠંડા પાણીથી નાહીશ એટલે બળિયા મટી જશે અને તાવ પણ ઉતરી જશે ભક્તિ માતાને ઘનશ્યામના વચનમાં વિશ્વાસ આવ્યો એટલે તેઓ ઘનશ્યામને કૂવાને કાંઠે લઈ ગયા ઠંડુ પાણી સિંચીને ઘનશ્યામને નવરાવા લાગ્યા થોડાક ગળા પાણીથી નવરાવ્યા પછી જોયું તો બળિયા મટી ગયા હતા અને તાવ પણ ઉતરી ગયો હતો ફક્ત સીડીના ઝાંખા ડાઘા રહ્યા હતા ઘનશ્યામની આ લીલા જોઈને ચંદામાસી તથા લક્ષ્મીબાઈને થયું કે નક્કી આ બાળક ભગવાન જ છે તેઓ ઘનશ્યામને પ્રણામ કરીને હસતા હસતા પોતાને ઘેર પાછા ગયા માછલીઓ સજીવન કરી છપૈયામાં એક દિવસ ઘનશ્યામે વેણી માધવ અને પ્રાગને બોલાવીને કહ્યું ચાલો આપણે મીન સરોવરે નાહવા જઈએ નાહવાની વાત આવી એટલે સૌ તૈયાર ચારેય બાળમિત્રો મીન સરોવરે ગયા સરોવરને કિનારે એક વડનું વૃક્ષ ત્યાં સૌ કપડાં કાઢવા લાગ્યા તેવામાં ઘનશ્યામની નજર એક માછીમાર પર પડી એક કાળો અને કદાવર માછીમાર ઊભો ઊભો માછલીઓ પકડે અને ટોપલામાં ભરે ઘનશ્યામની નજર માછલીના ઢગલા પર પડી આટલી બધી મરેલી માછલીઓ જોઈને તેમને દયા આવી તેમણે સંકલ્પ કર્યો કે બધી માછલીઓ જીવતી થઈ જાય અને પળવારમાં જ બધી માછલીઓ જીવતી થઈ ગઈ કૂદી કૂદીને બધી જ માછલીઓ પાણીમાં પાછી ચાલી ગઈ આ જોઈ માછીમાર ખૂબ ગુસ્સે થયો ઘનશ્યામને મારવા દોડ્યો ઘનશ્યામે વિચાર કર્યો કે અભિમાનીનું અભિમાન તોડવું જોઈએ હિંસા કરે તેને શિક્ષા કરવી જોઈએ તેથી ઘનશ્યામ યમ રાજાનું રૂપ લઈને માછીમાર પાસે આવ્યા યમ રાજા એટલે અતિશય વિકરાળ મહાભયાનક રૂપ મોટી મોટી મૂછ અને મોટા મોટા દાંત લાલ ગુમ આંખો અને લાંબી લાંબી જીભ અઢાર હાથ અને દરેક હાથમાં તલવાર ભાલા ત્રિશૂળ જેવા જુદા જુદા હથિયાર અચાનક યમરાજાને સામે જોઈને માછીમાર તો ડરી ગયો હાથ પગ ધ્રુજવા લાગ્યા પરસેવો છૂટવા લાગ્યો યમરાજાએ માછીમારને યમપુરી અને નરકના દુઃખો દેખાડ્યા દૂતો આગળ મેથી પાક ખવડાવ્યો માર ખાઈ ખાઈને હાડકાં ખોખરા થઈ ગયા બચાવો છોડાઓની બૂમો પાડવા લાગ્યો છેવટે તેને પોતાની ભૂલ સમજાઈ તેણે ઘનશ્યામની માફી માંગી મારા હાડકાં ભાંગી ગયા યમપુરી અને નરક યાદ કરું છું ત્યાં જ મને બીક લાગે છે હાથપગ પગ ધ્રુજે છે માટે મારી ભૂલ થઈ મને માફ કરો હવેથી માછલા મારવાનો ધંધો નહીં કરું આપ તો ભગવાન છો મારા પાપ દૂર કરો એમ કહી તે ઘનશ્યામને પગે લાગ્યો ઘનશ્યામે તેને આશીર્વાદ આપી રવાના કર્યો ઘનશ્યામ અને બાળમિત્રો સરોવરમાં નાઈને ઘેર પાછા ફર્યા ચકલાઓને સમાધિ છપૈયાની બાજુમાં આવેલા તરગામની પાદરમાં ધર્મદેવનું ખેતર હતું એક વખત ધર્મદેવ કહે ઘનશ્યામ આપણા ખેતરમાં ડાંગર પાકીને તૈયાર થઈ છે અને ચકલા આપણો પાક બગાડી જાય છે વળી આજે અમે બાજુના ગામે જવાના છીએ માટે તમે ખેતર સાચવવા જજો ઘનશ્યામ કહે ભલે ભક્તિ માતાએ ઘનશ્યામને જમાડ્યા માથે ટોપી પહેરાવી પગમાં મખમલની મોજડીઓ પહેરાવી હાથમાં એક મોટી સોટી આપી અને ખેતર સંભાળવા મોકલ્યા ઘનશ્યામ તો સોટીથી રમતા રમતા ઘડીકમાં ખેતરે પહોંચી ગયા એક જાંબુડીના ઝાડ પર ચડીને જોયું તો હજારો ચકલા ખેતર પર ઉડે કેટલાક ઝાડ પર તો કેટલાક ડાળ પર કેટલાક ડુંડા પર તો કેટલાક જમીન પર બેઠેલા ઘનશ્યામને થયું કે ચકલાને મરાય તો નહીં હવે શું કરવું તરત જ તેમને વિચાર આવ્યો તેમણે જોરથી સાદ પાડ્યો ત્યાં તો ત્યાં તો બધા ચકલાઓને સમાધિ થઈ કેટલાક ચકલા ટપોટપ નીચે પડવા લાગ્યા કેટલાક ઝાડ પર તો કેટલાક જમીન પર કેટલાક ડાળ પર તો કેટલાક ડુંડા પર એમ બધા જ ચકલા સ્થિર થઈ ગયા ચકલાઓને સમાધિ થઈ એટલે ઘનશ્યામ તો બાજુમાં માધવરામ શુક્લનું ખેતર હતું ત્યાં ચાલ્યા ગયા ત્યાં જઈને પોતાના બાળમિત્રો રઘુવીર અને બકુસરામ સાથે રમવા લાગ્યા રમતા રમતા સાંજ પડી ધર્મદેવ અને રામપ્રતાપભાઈ ખેતરે ઘનશ્યામને લેવા આવ્યા જોયું તો ઘનશ્યામ ન મળે શોધતા શોધતા બાજુના ખેતરમાં રમતા દીઠા ધર્મદેવે તેમને બોલાવ્યા અને કહ્યું તમને શું ગયું હતું તમને તો ખેતર સાચવવા મોકલ્યા હતા ને ઘનશ્યામ કહે ચાલો આપણે જોઈએ પોતાના ખેતરની અંદર જઈને જોયું તો કેટલાક ચકલા જમીન પર પડેલા કેટલાક ઝાડ પર સ્થિર કેટલાકના મોઢામાં દાણો પણ જેમનો તેમ ધર્મદેવને આશ્ચર્ય થયું આટલા બધા ચકલા આપણા ખેતરમાં મરી તો નહીં ગયા હોય ને ધર્મદેવ અને રામપ્રતાપભાઈ તો આ જોઈ નવાઈ પામી ગયા ઘનશ્યામે ફરીથી સાદ પાડ્યો અને ફર કરતા બધા ચકલા ઉડી ગયા તેમને મનમાં થયું કે ઘનશ્યામ તો સર્વોપરી ભગવાન છે જરૂર આ તેમનું જ કામ છે બધાના નાડીપ્રાણ તેમના જ હાથમાં છે એમ વિચારતા વિચારતા ઘનશ્યામને લઈ તેઓ ઘેર ગયા વાંદરાને સમાધિ છપૈયામાં અસુરોનો ત્રાસ વધી ગયો તેથી ધર્મપિતાએ અયોધ્યા જવા વિચાર કર્યો શણગારેલ ગાડામાં ઘરનું બધું રાચ રચીલું લઈને ધર્મદેવ સહકુટુંબ અયોધ્યા જવા નીકળ્યા ગાડું સરયુ નદીને કિનારે આવ્યું બધી ચીજવસ્તુઓ હોડીમાં ગોઠવીને સૌ હોડીમાં બેસીને સરયુને સામે કાંઠે અયોધ્યા પહોંચ્યા બરહટ્ટા શેરીમાં સુંદર મજાનું ઘર લઈને તેમાં વસવાટ કર્યો સાંજે ઘનશ્યામ ધર્મપિતાની બાજુમાં જમવા બેઠા ભક્તિ માતા પીરસતા હતા તે વખતે સામેના ઝાડ પરથી એક વાંદરાએ ઘનશ્યામને જમતા જોયા હુપ હૂપ હૂપ કરતો વાંદરો ઓસરીમાં આવ્યો એક ઝડપ મારીને વીસેક જેટલી રોટલીઓ ઉપાડી લીધી છલાંગ મારતો પાછો વાંદરો ઝાડ પર પહોંચી ગયો ડાળ પર બેસીને રોટલીને બટકું ભરવા ગયો ત્યાં તો ઘનશ્યામે તેની સામે દ્રષ્ટિ કરી અને તરત જ વાંદરાને સમાધિ થઈ રોટલીઓ હાથમાં સ્થિર રહી ગઈ ત્રણ દિવસ સુધી વાંદરો સમાધિમાં સ્થિર રહ્યો ત્રણ દિવસ પછી સમાધિમાંથી જાગ્યો ત્યારે વાંદરો કૂદતો કૂદતો ઘરમાં ઘનશ્યામ પાસે આવ્યો હાથ જોડીને ઘનશ્યામના પગ પાસે બેસી ગયો ઘનશ્યામે તેને આશીર્વાદ આપ્યા અને થોડું ખાવાનું આપ્યું આશીર્વાદ લઈને ઘનશ્યામે આપેલી પ્રસાદી ખાઈને વાંદરો ઝાડ પર પાછો ચાલ્યો ગયો વાંદરાઓને મેથી પાક ચખાડ્યો એકવાર ઘનશ્યામ થાળીમાં પૂરી અને દહીં લઈને ઓસરીમાં જમવા બેઠા તેવામાં એક તોફાની વાંદરો છલાંગ મારતો આવ્યો ઘનશ્યામના હાથમાંથી પૂરી ખૂંચવીને કૂદતો કૂદતો આંબલીની ડાળે જઈને બેઠો ઘનશ્યામે આંબલીની ડાળ સુધી હાથ લાંબો કર્યો અને વાંદરાને ગરદન પકડીને નીચે પછાડ્યું એટલે વાંદરાએ ચીચિયારી પાડી તેની ચીચિયારી સાંભળીને વીસેક વાંદરાઓ દોડી આવ્યા બધા વાંદરાઓએ કિક્યારી અને કૂદાકૂદ કરી મૂકી અને ઘનશ્યામને મારવાનો વિચાર કર્યો ધીમે ધીમે ચારે બાજુથી વાંદરાઓએ ઘનશ્યામને ઘેરી લીધા ધર્મપિતાએ આ જોયું તેમને થયું કે આ વાંદરાઓ ઘનશ્યામને મારી નાખશે તેથી તેઓ ઘરમાં લાકડી લેવા ગયા એટલી વારમાં તો ઘનશ્યામે જેટલા વાંદરા હતા એટલા પોતાના સ્વરૂપ કર્યા દરેક વાંદરાની પાછળ ઘનશ્યામનું એક એક સ્વરૂપ તેમને પકડવા દોડ્યું ઘનશ્યામના આટલા બધા સ્વરૂપ જોઈને વાંદરાઓ ગભરાયા પણ ઘનશ્યામે તો કોકને કાન પકડીને ફગાવ્યો તો કોકને જાલીને ફગાવ્યો કોકને પૂંછડેથી પકડીને ફેંક્યો તો કોકને બોચીથી જાલીને ફેંક્યો બીજા કેટલાક વાંદરાઓ તો બીકના માર્યા ચિચિયારીઓ પાડતા દૂર નાસી ગયા પછી ઘનશ્યામે પોતાના બીજા સ્વરૂપો અદ્રશ્ય કરી દીધા થોડી વારમાં ધર્મપિતા લાકડી લઈને બહાર આવ્યા તેમણે જોયું તો બધા વાંદરાઓ નાસી ગયા હતા ધર્મપિતા તો ઘનશ્યામનો આવો ચમત્કાર જોઈને આનંદમાં આવી ગયા તેમને થયું કે નક્કી આ બાળક ભગવાન જ છે રામદત્તને કેરી ચખાડી એક દિવસ ઘનશ્યામે બાળમિત્રોને કહ્યું ચાલો આપણે સરોવરમાં નાહવા જઈએ બધા બાળકો તૈયાર થયા બાળમિત્રો પાછળ અને ઘનશ્યામ આગળ એમ સરોવર તરફ ચાલ્યા બધા બાળકો સરોવરમાં કૂદી પડ્યા પાણીમાં સંતાકૂકડી રમ્યા ખૂબ નાહ્યા તેથી સૌ ભૂખ્યા થયા ઘનશ્યામ બાળમિત્રોને લઈને ત્યાંથી આંબાવાડીમાં ગયા આંબાવાડીમાં રસ્તા પાસે એક મોટું આંબાનું ઝાડ ઝાડ પર ઘણી પાકી કેરીઓ ઘનશ્યામ ઝાડ પર ચડ્યા બીજા બધા બાળકો નીચે ઊભા રહ્યા પાકી કેરીઓ તોડીને ઘનશ્યામ નીચે નાખે વેણી માધવ અને પ્રાગ ફાળિયામાં કેરીઓ ભેગી કરે બીજા બાળકો આંબાની ચોકી કરે એવામાં બ્રાહ્મણોનું એક ટોળું ત્યાંથી નીકળ્યું ટોળાનો આગેવાન રામદત્ત રામદત્ત શરીરે તગડો અને ઊંચો રામદત્તે પોતાની સાથેના બ્રાહ્મણોને કહ્યું તમે સૌ આ બધી કેરીઓ ઉપાડવા માંડો આ સાંભળી વેણી બોલ્યો આ કેરીઓ અમે પાડી છે તમારે જોઈએ તો તમે તમારી મેળે કેરીઓ તોડી લો આ સાંભળી રામદત્ત ગુસ્સે થયો મોટા ડોળા કાઢીને બાળકોને ડરાવવા લાગ્યો તેણે કેરીઓ છીનવી લેવા હાથ લાંબો કર્યો ઘનશ્યામ બેઠા બેઠા આ બધું જુએ રામદત્તનો આવો અન્યાય જોઈ ઘનશ્યામ છેક નીચેની ડાળી પર આવીને નીચા નમ્યા રામદત્ત કેરીઓ લેવા વાંકો વળવા ગયો ત્યાં તો ઘનશ્યામે તેના ખભા પર દોરી અને લોટો હતા તે લઈ લીધા ઘડીક વારમાં તો ઘનશ્યામ દોરી લોટો લઈ ઝાડ પર ઊંચે પહોંચી ગયા રામદત્તના ગુસ્સાનો પાર ન રહ્યો તે ઘનશ્યામને નીચે ફગાવી દેવા ઝાડ પર ચડ્યો ઘનશ્યામ તેને એક ડાળ પરથી બીજી ડાળ પર દોડાવે પણ પકડાય જ નહીં રામદત્ત મૂંઝાયો તેણે નીચે ઊભેલા બધા બ્રાહ્મણોને કહ્યું તમે બધા ઝાડ પર ચડી જાઓ આપણે ઘનશ્યામને પકડી પાડીએ એક પછી એક બધા બ્રાહ્મણો ઝાડ પર ચડી ગયા દરેક જણ એક એક ડાળી પર ગોઠવાઈ ગયા ઘનશ્યામ છેક ઉપરની ડાળી પર ચડી ગયા તેમને પકડવા રામદત્ત હવે છેક ઉપરની ડાળી પર ચડવા લાગ્યો છેક ઉપર ચડ્યા ત્યાં તો ઘનશ્યામ અદ્રશ્ય સૌએ જોયું તો ઘનશ્યામ નીચે ઊભા ઊભા દોરી લોટો બતાવીને રામદત્તને ખીજવતા હતા ઘનશ્યામે બાળકોને કહ્યું એકેય બ્રાહ્મણને નીચે ઉતરવા દેશો નહીં ચાલો આપણે તેમને કાંકરા મારવા લાગીએ ટપોટપ સૌ બાળકો કાંકરા મારવા મંડી પડ્યા બ્રાહ્મણો થાક્યા તેમને પોતાની ભૂલ સમજાઈ તેમને થયું કે આ બાળક નક્કી ભગવાન છે નહીં તો નીચે પહોંચે શી રીતે બ્રાહ્મણોએ ખૂબ વિનંતી કરી ત્યારે ઘનશ્યામે તેમને નીચે ઉતરવા દીધા નીચે ઉતરીને બધા બ્રાહ્મણોએ ઘનશ્યામની માફી માંગી ઘનશ્યામે દોરી લોટો પાછો આપ્યા અને બ્રાહ્મણો ઘનશ્યામને પગે લાગીને પોતાને રસ્તે પડ્યા મુમુક્ષુ કઈ દિશામાં છે છપૈયા ગામની બહાર પીપળાનું ઝાડ ઘનશ્યામને એ ઝાડ બહુ ગમે ઘણીવાર બાળમિત્રો સાથે રમવાનું છોડી દઈને પીપળાના ઝાડ પર ચડી જાય કેટલીક વાર સુધી પશ્ચિમ દિશા તરફ જોતા ઝાડ પર બેસી રહે બધા બાળમિત્રોને ઘનશ્યામની આ લીલા સમજાય નહીં એક દિવસ આ જ પ્રમાણે ઘનશ્યામ રમત વિચારે પાડીને પીપળાના ઝાડ પર ચડી ગયા એક ઊંચી ડાળી પર જઈને બેઠા ગંભીર ચહેરે પશ્ચિમ દિશા તરફ જોવા લાગ્યા વેણીની નજર ઘનશ્યામ તરફ પડી સાંજ ઢળવા આવી હતી અને ઘનશ્યામ ઘર ભણી જવા માટે ઝાડ પરથી નીચે ઉતર્યા તરત વેણીએ પાસે જઈને ઘનશ્યામના ખભા પર હાથ મૂક્યા અને હળવેકથી પૂછ્યું ઘનશ્યામ તમે આ ઝાડ પર ઊંચે ચડીને પશ્ચિમ દિશા તરફ શું જોયા કરો છો ઘનશ્યામ કહે હું તો મુમુક્ષુઓ કઈ દિશામાં છે તે જોઉં છું આપણા ગામથી હજારો ગાંવ દૂર પશ્ચિમમાં ગુજરાત કાઠિયાવાડ દેશ છે ત્યાં શ્રી કૃષ્ણની દ્વારિકા છે તે દેશમાં ભગવાનને મળવા માટે તલસી રહેલા કેટલાય મુમુક્ષુઓ રહે છે મારે એક દિવસ અહીંથી ત્યાં જ જવું છે હિમાલયના પવિત્ર સ્થળો અને ભારતના તીર્થો જોવા છે પણ રહેવું તો કાઠિયાવાડમાં જ છે ત્યાંના ભક્તો મને પુકારે છે વેણીને તો આ બધી વાતમાં કંઈ સમજ પડી નહીં તે તો ઘનશ્યામનો હાથ પકડીને ઘર તરફ ચાલવા લાગ્યો એક સાથે અનેક મંદિરે દર્શન એક દિવસ ઘનશ્યામ બપોરે જમવા આવ્યા નહીં ભક્તિ માતાએ રામપ્રતાભાઈને કહ્યું કે ઘનશ્યામને બોલાવી આવો રામપ્રતાભાઈ તો ઘનશ્યામને ગોતવા સીધા હનુમાન ગઢીએ પહોંચ્યા અહીં રામકથા ચાલતી હતી ઘનશ્યામ એકાગ્રતાથી કથા સાંભળે રામપ્રતાપભાઈએ એમને ઘરે આવવા કહ્યું હમણાં આવું એમ કહી ઘનશ્યામે રામપ્રતાપભાઈને જવા કહ્યું રસ્તામાં મંદિરો ઘણા આવે તેથી એક મંદિરમાં રામપ્રતાપભાઈ સહેજ દર્શન કરવા ગયા તો અહીં પણ તેમણે ઘનશ્યામને રામકથામાં બેઠેલા જોયા તેમને આશ્ચર્ય થયું ફરી પાછા હનુમાનગઢીએ ગયા તો ત્યાં પણ ઘનશ્યામને બેઠેલા દીધા તેથી તેમને વધુ આશ્ચર્ય થયું રસ્તામાં બીજા મંદિરોમાં પણ કુતૂહલતાથી જોતા ગયા દરેક જગ્યાએ તેમને ઘનશ્યામ દેખાયા રામપ્રતાપભાઈના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો ઘેર આવીને આ ચમત્કારની વાત રામ પ્રતાપભાઈએ ધર્મપિતા તથા ભક્તિ માતાને કહી આ સાંભળી સૌ આશ્ચર્યમાં ડૂબી ગયા એટલામાં તો ઘનશ્યામ ઘરે આવી પહોંચ્યા હાથ પગ ધોઈને ધર્મપિતા તથા ભાઈઓ સાથે જમવા બેઠા અને ભક્તિ માતાએ ઘનશ્યામને પ્રેમથી જમાડ્યા ભૂતિયો કુવો અયોધ્યામાં એક નવાબ આવ્યો નવાબ જે ગામમાં જાય તે ગામના લોકોને ખૂબ રંજાડે બાળકો ઉપાડી જાય લોકોને લૂંટી જાય ધર્મપિતાને ચિંતા થઈ તેથી ઘરના સૌને લઈને થોડા દિવસ માટે તીનવા ગામે ચાલ્યા ગયા તીનવામાં પ્રથિત પાંડે રહે તેમની પત્નીનું નામ વચનાબાઈ ધર્મપિતા તેમને ત્યાં ઉતર્યા વચનાબાઈ ઘનશ્યામને રોજ સારી સારી રસોઈ જમાડે ભક્તિ માતા વચનાબાઈને કામકાજમાં મદદ કરે પાણી પણ ભક્તિ માતા જ ભરે સાંજ પડી એટલે વચનાબાઈએ ભક્તિ માતાને કહ્યું તમારે સૂરજ આથમે પછી કુવે પાણી ભરવા ન જવું કૂવામાં હજારો ભૂત રહે છે તે તમને હેરાન કરશે માટે ભૂતિયા કૂવે સાંજે ન જવું એક દિવસ સાંજે ઘરમાં પાણી ખૂટ્યું સૂરજ આચમી ગયો હતો ભક્તિ માતાને ખ્યાલ રહ્યો નહીં અને ભૂલમાં તેઓ ઘડો લઈને કૂવે પાણી ભરવા ગયા દોરડું બાંધીને ઘડો કૂવામાં નાખ્યો ઘડો પાણીને અડે તે પહેલા જ ભૂતે ઘડો પકડી લીધો ભક્તિ માતાએ દોરડું ખેંચ્યું પણ ઘડો ઉપર આવે જ નહીં તેમણે કૂવામાં ડોક્યું કર્યું તો હજારો ભૂત ભક્તિ માતા તો એકદમ ડરી ગયા અને ઉતાવળે પગલે ઘરે આવ્યા પરસેવે રેબ રેબઝેબ થઈ ગયા ભક્તિમાતા ઘરમાં આવ્યા એટલે ઘનશ્યામે પૂછ્યું શું થયું માતાજી આજે ઉતાવળે કેમ આવ્યા ઘડો ને દોરડું ક્યાં મૂકી આવ્યા ભક્તિમાતાએ તેમને બધી વાત કરી બીજે દિવસે સવારે ઘનશ્યામ કૂવામાં કૂદકો મારવા ગયા ગામના માણસો ભેગા થઈ ગયા લોકો બોલ્યા ઘનશ્યામ અંદર પડશો નહીં ભૂત તમને મારી ખાશે પણ ઘનશ્યામે તો કોઈનું સાંભળ્યું નહીં તેમણે તો માર્યો જોશથી ભૂસકો જેવા ઘનશ્યામ કૂવામાં પડ્યા કે તરત જ બધા ભૂત ઝબકીને જાગી ગયા તેમણે ઘનશ્યામને પકડવા હાથ લંબાવ્યા ત્યાં તો ઘનશ્યામના શરીરમાંથી તેજ નીકળવા લાગ્યું તે તેજથી બધા ભૂત બળવા લાગ્યા બધા ભૂતે આજીજી કરી હે ભગવાન અમને બચાવો ઘનશ્યામે તેમને પૂછ્યું તમે બધા અહીં ક્યાંથી એક ભૂતે જવાબ આપ્યો ઘણા વર્ષો પહેલા અમે બધા ખરાબ સ્વભાવવાળા માણસો હતા અમે માંસ ખાતા દારૂ પીતા જુગાર રમતા જુઠ્ઠું બોલતા અમારે બધાને બાદશાહ સાથે ઝઘડો થયો મોટી લડાઈ થઈ અમે બધા આ જગ્યાએ મરાયા પરંતુ અમે ખૂબ પાપી હતા તેથી ભૂત થઈને આ કૂવામાં રહ્યા છીએ ઘનશ્યામ તમે તો ભગવાન છો માટે અમારા પાપનો નાશ કરો અમારી ભૂલો માફ કરો અમારો ઉદ્ધાર કરો પૂતરની વિનંતી સાંભળી ઘનશ્યામે તેમના પાપ માફ કર્યા તેમનો મોક્ષ કર્યો અને બદ્રિકાશ્રમમાં મોકલ્યા ત્યારથી કૂવામાં એકેય ભૂત નહીં લોકો ગમે ત્યારે પાણી ભરવા જાય બધા ઘનશ્યામના વખાણ કરે અને પગે લાગે મલ્લોનો પરાજય અયોધ્યામાં રોજ સાંજે ઘનશ્યામ કેસરી સંઘ અને બીજા બાળ મિત્રો સાથે રામઘાટ પર કુસ્તીના દાવ રમી એક દિવસ સવારે ઘનશ્યામ કેસરી સંઘ સાથે મલ્લ કુસ્તી કરતા હતા તેવામાં નેપાળનો મહાબલી નામનો મલ્લ ત્યાં આવ્યો મહાબલી શરીરે તગડો અને ઊંચો પહેલવાન મહાબલીએ કેટલાક પહેલવાનોને હરાવ્યા હતા ઘનશ્યામને કુસ્તીના દાવ રમતા જોઈ મહાબલી હસવા લાગ્યો તેથી ઘનશ્યામે દસ હજાર હાથી જેટલું બળ પોતાનામાં બતાવીને મહાબલીને હરાવ્યો આ વાતની અયોધ્યામાં અને આજુબાજુના ગામોમાં ખબર પડી ઘનશ્યામ ચારે દિશામાં પ્રખ્યાત થઈ ગયા આ વાત અયોધ્યાના મલ્લ માનસંગ દિલ્હીસંગ અને ભીમસંઘના કાને પહોંચી તેમણે અયોધ્યાના રાજા રાયદર્શનસિંહને કહ્યું અમો ઘનશ્યામ સાથે મલ્લ યુદ્ધ કરીને તેને હરાવી દઈશું રાયદર્શને સલાહ આપી ઘનશ્યામ બાળક જેવા લાગે છે પરંતુ તે સાક્ષાત ભગવાન છે ભગવાનને કોઈ હરાવી ન શકે તેમની સાથે યુદ્ધમાં તમે નહીં ચીતો માટે આવી હઠ મૂકી દો આ સાંભળી ત્રણે મલ્લ પોતાની બડાઈ મારવા લાગ્યા તેમણે રાજાને કહ્યું તમારી નજર સામે જ ઘનશ્યામને જમીન પર પછાડીએ નહીં તો જોજો અમારી કુસ્તી જોઈને અમારી જીત જોઈને અમને બક્ષીસ આપજો રાજાએ કહ્યું ભલે જાઓ કરો તૈયારી હું પણ કુસ્તી જોવા આવું છું બહુ મોટાઈ બતાવો છો પણ હારીને નાક ન કપાવતા ત્રણે મલ અભિમાનથી બોલ્યા ઘનશ્યામ શા હિસાબમાં તેને મચ્છરની જેમ ભગાવી દઈશું થોડી વાર પછી આખા અયોધ્યા શહેરની શેરીઓમાં ઢંઢેરો પીટાવ્યો નામદાર રાજાના હુકમથી આજે સાંજે બરહટ્ટા શેરીમાં ધર્મપિતાના ઘર પાસે આંબલીવાળા કુવા પાસેના મેદાનમાં ભીમસંઘ દિલ્હી સંઘ અને માનસંઘ એ ત્રણે મલ્લો ઘનશ્યામ સાથે મલ્લ યુદ્ધ કરશે નામદાર રાજા રાયદર્શનસિંહ પણ કુસ્તી જોવા પધારશે માટે સૌ ગ્રામજનોએ હાજર થઈ જવું રાજાના નોકરો આવીને આંબલીવાળા કૂવાનું મેદાન સાફ કરવા લાગ્યા બીજા નોકરો મંડપ તૈયાર કરવા લાગ્યા જો જોતામાં તૈયારી થઈ ગઈ રાજા તથા દરબારો માટે ગાદી તકિયાવાળી બેઠક ગોઠવાઈ ગઈ ધજા પતાકા બંધાઈ ગયા આ બાજુ ધર્મપિતાને ચિંતા થવા લાગી મોટા મલ્લો મારા નાનકડા ઘનશ્યામને મારી નાખશે તો આજે તો મારા પુત્રની પરીક્ષા કરવા રાજા પણ આવવાના છે હવે શું થશે ધર્મપિતાને ચિંતાતુર જોઈને ઘનશ્યામે કહ્યું પિતાજી તમે બીસો નહીં જરા પણ ચિંતા કરશો નહીં ભગવાન પોતાની લાજ રાખશે એમ કહીને ભગવાને પોતાનું રૂપ એકદમ મોટા મલ્લ જેવું વિરાટ કરી બતાવ્યું થોડીવાર પછી એ સ્વરૂપ પોતાનામાં પાછું સમાવી દીધું આ જોઈ ધર્મપિતા અને ભક્તિ માતાની ચિંતા દૂર થઈ ગઈ સાંજ પડી રાજા આવશે ઘનશ્યામ આજે મલ્લોનું અભિમાન તોડશે એ જોવા હજારો લોકોની ઠઠ જામી મંડપ ખીચોખીચ ભરાઈ ગયો થોડી વાર થઈને છડીદારે છડી પોકારી નામદાર રાજા અને દરબારીઓ પધાર્યા ધર્મપિતા અને રામપ્રતાપભાઈ પણ ઘનશ્યામને લઈને પધાર્યા ઘનશ્યામને જોઈને સૌથી મોટા ભીમસંગે પગ પર હાથ પછાડીને મોટો અવાજ કર્યો અને પછી ગરજ્યો અહીં વચ્ચે અખાડામાં આવ આજે તને અમારું જોર બતાવી દઈએ ઘનશ્યામ હસતા હસતા તેની પાસે ગયા ભીમસંગે મોટી સાંકળ ઉપાડી પોતાના જમણા પગમાં સાંકળ બાંધીને વચ્ચોવચ્ચ સ્થિર ઉભો રહ્યો પછી આખી સભાને કહે મારા જમણા પગમાં સો હાથી જેટલું બળ છે મારા પગે બાંધેલી આ સાંકળ ખેંચીને જો મને ઘનશ્યામ પાડી દેશે અથવા મારો જમણો પગ ખસેડી દેશે તો જ હું તેને બળીયો માનીશ ઘનશ્યામ ધર્મપિતાને પગે લાગ્યા પછી હળવેકથી નીચે નમીને સાકર ડાબે હાથે ઊંચી કરી અને એક જ ઝાટકે ભીમસંગને ખેંચીને દૂર ફગાવ્યો સાકરના બે ટુકડાથી ગયા ભીમસંગ આંબલીના ઝાડ સાથે ભટકાયો નાકમાંથી અને મોઢામાંથી લોહીની ધારા છૂટવા લાગી હાર્યો એટલે ભીમસંગ વધુ ક્રોધે ભરાયો બીજી સાકળ હાથમાં લઈને બોલ્યો ઘનશ્યામ તારામાં બહુ તાકાત હોય તો તું પગે સાકળ બાંધીને સ્થિર ઊભો રહે પછી જો અમે તને ફેર ફૂદરડી ફેરવીને ફગાવી દઈશું ઘનશ્યામ કહે ચાલો એમ કરીએ ઘનશ્યામે પોતાના ડાબા પગે સાકળ બાંધી અને સ્થિર થઈ આંખો મીચીને ઊભા રહ્યા પછી તો ભીમસંગે સાકળ ખેંચી પણ ઘનશ્યામ ખસે જ નહીં એટલે ત્રણે મલ્લોએ ભેગા મળીને સાંકળ ખેંચવા માંડી પણ ઘનશ્યામ તો ન હાલે કે ન ચાલે ત્રણેય જણાએ વધુ ને વધુ જોર કરવા માંડ્યું નાકના નસકોરા ફૂલી ગયા અને લંગોટા છૂટી ગયા પણ ઘનશ્યામ હલે નહીં આ જોઈ આખી સભા ખડખડ હસે ત્રણેયના ગુસ્સાનો પાર ન રહ્યો લાલ ગુમ આંખો કરીને છેલ્લી વાર ખૂબ જોર કર્યું ત્યાં તો સાકળ તૂટી ગઈ અને ત્રણેય જણા ધબ દેતા આંખને ભોંય પર પડ્યા હાડકા ભાંગી ગયા ઊભા પણ થવાયું નહીં છતાં ઘનશ્યામ તો ત્યાં જ સ્થિર ઊભા ઊભા હસતા હતા રાજા રાયદર્શનસિંહે ઊભા થઈને ઘનશ્યામની જય બોલાવી પોતાના વસ્ત્રો અને આભૂષણો ઘનશ્યામને ભેટ આપ્યા પતાસા વહેંચાવ્યા રાજાએ ત્રણેય મલ્લોને ઘનશ્યામની માફી માગવાનો હુકમ કર્યો તેથી ત્રણેય મલ્લોએ ઘનશ્યામની માફી માગીને કહ્યું હવેથી અમે અમારી તાકાતનું અભિમાન નહીં કરીએ તમે તો પ્રભુ છો માટે અમારી ભૂલ માફ કરો ઘનશ્યામે ત્રણેયને આશીર્વાદ આપ્યા ત્યારબાદ રાજાએ ધર્મપિતા તથા ઘનશ્યામને હાથી પર બેસાડીને વાજતે ગાજતે ફેરવ્યા ઘેર ઘેર ઘનશ્યામની જય બોલાવા લાગી ચારે કોર જય જયકાર થઈ ગયો કંદોઈને પરચો સુવાસીની ભાભી એક સવારે રસોઈ કરતા હતા ઘનશ્યામ રસોડામાં આવ્યા અને ભાભીને કહ્યું ભાભી ભાભી ભૂખ બહુ લાગી છે મારે જલ્દી ખાવાનું આપો ભાભીએ કહ્યું રસોઈને હવે થોડી જ વાર છે પણ બહુ ભૂખ લાગી હોય તો ચણા કે સુખડી આપું ઘનશ્યામ ન માન્યા એમણે તો એવી હટ લીધી કે મારે તો પેંડા જ ખાવા છે ભાભીને ખૂબ આશ્ચર્ય થયું ઘનશ્યામનો તો એવો સ્વભાવ હતો કે ભૂખ લાગી હોય તો પણ કોઈ દિવસ કાંઈ ન બોલે ને મિષ્ટ ભોજનમાં તો એમને જરાય રુચિ નહોતી તે ઘનશ્યામ આજે પેડા માગતા હતા લોટ બાંધતા બાંધતા ભાભીએ વીંટી બાજુમાં મૂકીને હસીને કહ્યું પેંડા ખાવા હોય તો જાઓ પેલા કંદોય મીઠાઈવાળા પાસે અહીં કંઈ નહીં મળે ઘનશ્યામ કહે હા હા હું તો ત્યાં જ જાઉં છું એટલું કહીને દોડતા તેમણે ભાભીની વીંટી લઈ લીધી ભાભી એકદમ ચમક્યા ને ઘનશ્યામને પકડવા દોડ્યા પણ ઘનશ્યામ એમ કઈ પકડાય એક ઓરડામાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજા ઓરડામાં ભાભીને ખૂબ દોડાવ્યા ભાભીએ મોટાભાઈની બીક બતાવતા કહ્યું આમ વીંટીની ચોરી કરીને પેંડા ખાશો તો મોટાભાઈ મારશે ઘનશ્યામે કહ્યું આમાં વળી ચોરી શાની હું તો તમારા દેખતા જ લઈ જાઉં છું ભાભીને લાગ્યું કે ઘનશ્યામ તો કોઈ રીતે પકડાશે નહીં તેથી છેવટે બહારથી ઓરડાનું બારણું બંધ કરી દીધું ને ઘનશ્યામને અંદર પૂરી દીધા પણ જ્યાં ભાભીએ ફરીને જોયું તો ઘનશ્યામ તો બહાર ચોકમાં ઊભા ઊભા વીંટી બતાવતા હસતા હતા આ શું હમણાં તો અંદર પૂરી દીધા હતા ને બહાર ક્યાંથી આવ્યા સુવાસીની ભાભી મૂંઝાયા ઘનશ્યામ તો વીંટી બતાવીને દોડતા ઘરની બહાર નીકળી ગયા ને સીધા કંદોઈની દુકાને પહોંચ્યા કંદોઈને વીંટી બતાવીને કહ્યું મને બધી જ મીઠાઈઓ આપો તો આ વીંટી આપું કંદોઈને સોનાની વીંટીનો લોભ જાગ્યો તેણે બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરી દીધી ઘનશ્યામ તો તે બધું જ લઈને મિત્રો સાથે વાડીએ ઉજાણી કરવા નીકળી ગયા થોડી વારે ધર્મપિતા અને રામપ્રતાપભાઈ આવ્યા તેમણે ઘનશ્યામની આ બધી વાત સાંભળી તેથી એકદમ ગુસ્સે થઈ ગયા એટલામાં ઘનશ્યામ પણ દોડતા દોડતા આવ્યા ને સીધા ભક્તિ માતાના ખોળામાં જઈને બેસી ગયા રામપ્રતાપભાઈએ લાલ પીળા થતા ઘનશ્યામને પૂછ્યું વીંટી ક્યાં ગઈ ઘનશ્યામ ઘનશ્યામે કહ્યું મને વીંટીની કાંઈ ખબર નથી એટલે એક તમાચો ગાલ પર પડ્યો ઘનશ્યામ તો રડવા લાગ્યા સુવાસીની ભાભી એકદમ દોડ્યા ને ઘનશ્યામને તેડી લીધા ભક્તિ માતા પણ વચ્ચે પડ્યા છેવટે બધા કંદોઈની દુકાને ગયા ઘનશ્યામ પણ સાથે ગયા ધર્મપિતાએ તથા રામપ્રતાપભાઈએ કંદોઈને પૂછ્યું આ ઘનશ્યામ તમને વીંટી આપી ગયા છે કંદોઈએ કહ્યું મારી દુકાનની બધી જ મીઠાઈ મેં તેને આ VTના બદલામાં આપી દીધી છે અંદર જુઓ બધું જ ખાલી છે ઘનશ્યામે રડતા રડતા કહ્યું ના ના એ તો જુઠ્ઠું બોલે છે મેં તેની મીઠાઈ લીધી જ નથી ચાલો તેની દુકાનમાં એમ કહી ધર્મપિતા અને રામપ્રતાપભાઈનો હાથ ઝાલીને ઘનશ્યામ તેમને દુકાનમાં લઈ ગયા દુકાનમાં જઈ ઘનશ્યામે કહ્યું જુઓ મીઠાઈ તો બધી અહીં જ છે આ બધા ટોપલા ભરેલા છે બધાએ જોયું તો મીઠાઈ બધી ટોપલામાં અકબંધ હતી કંદોયને તો આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું તેણે બે હાથ જોડીને ધર્મપિતાને કહ્યું ધર્મદેવ આપના આ પુત્ર બહુ મહાન છે પછી સૌ વીંટી લઈને આશ્ચર્ય પામતા ઘરે આવ્યા ખાપા તળાવડી એકવાર ઘનશ્યામ રામપ્રતાપભાઈ તથા સુવાસીની ભાભી સાથે તરગામ ગયા ઘરથી થોડે દૂર નાનકડું વન ત્યાં એક સુંદર તળાવડી તળાવડીની આજુબાજુ લીલુંછમ ઘાસ અને સારા સારા ફૂલ છોડ બધા ગોવાળો ગાયો લઈને ત્યાં ગાયો ચરાવવા જાય ઘનશ્યામ પણ રોજ સાંજે ત્યાં રમવા જાય ઝાડ પર આંબલી પીપળી રમે કેવડો ગુલાબ મોગરો વગેરે ફૂલ ચૂંટે બધા બાળ સગા ભેગા થઈને ફૂલની માળા બનાવે અને ઘનશ્યામને પહેરાવે એક દિવસ સાંજે ઘનશ્યામ તળાવડી પાસે ઊભા હતા ગાયો લઈને ગોવાળો ઘર ભણી પાછા જતા હતા ઘનશ્યામે ઘેરો સાદ પાડીને ગાયોને બોલાવી તરત જ બધી ગાયો દોડતી દોડતી ઘનશ્યામને વીટળાઈને ઊભી રહી ગઈ ગોવાળે ગાયોને પાછી વાળવા ખૂબ પ્રયત્ન કર્યા પણ ગાયો ઘનશ્યામ પાસેથી ખસે જ નહીં ઘનશ્યામે થોડીવાર સુધી બધી ગાયોના માથા પર હાથ ફેરવ્યો પછી કહ્યું હવે જાઓ ત્યારે બધી ગાયો બાંભરતી ઘરે ભાગી ગઈ પછી ઘનશ્યામ તળાવડીને કાંઠે આવેલા આંબલીના વૃક્ષ પર ચડ્યા થોડીવાર રમ્યા પછી ઝાડ પરથી નીચે ઉતરતા પગ લપસ્યો ઘનશ્યામ તળાવડીને કાંઠે નીચે પડ્યા જમણા પગની સાથળમાં ખાપો વાગ્યો લોહીની ધાર વહેવા લાગી બધા બાળ સખા ગભરાઈ ગયા સુખનંદન એ રામપ્રતાપને બોલાવા દોડ્યો તેટલામાં તો આકાશમાંથી ઇન્દ્ર ચંદ્ર બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો આવ્યા ઇન્દ્રદેવે તરત આકાશવાણી કરી અને દેવોના વૈદ અશ્વિની કુમારને બોલાવ્યા આકાશમાંથી અશ્વિની કુમારે આવીને દવા લગાડી પાટો બાંધી આપ્યો પછી સર્વ દેવો ઘનશ્યામને પગે લાગીને આકાશમાં અદ્રશ્ય થઈ ગયા ત્યાં તો સુખનંદનની સાથે રામપ્રતાપ આવ્યા જોયું તો ઘનશ્યામની સાથળ પર પાટો બાંધેલો તેમણે પૂછ્યું કોણે દવા કરી આ પાટો કોણે બાંધ્યો ત્યારે વેણીએ કહ્યું દેવોના વૈદ અશ્વિની કુમાર આકાશમાંથી આવીને દવા લગાડી ગયા છે પાટો પણ એમણે જ બાંધ્યો છે રામપ્રતાપ તો અત્યંત રાજી થઈ ગયા આનંદમાં ઘનશ્યામને ખભે તેડીને ઘેર લઈ ગયા સુવાસીની ભાભી ચિંતાતુર હૃદયે ઘનશ્યામની રાહ જોતા હતા ઘનશ્યામને જોયા કે તરત જ છાતી સાથે ચાપી દીધા પછી પૂછ્યું ક્યાં વાગ્યું મને કંઈ વાગ્યું જ નથી ને એમ કહી ઘનશ્યામે પાટો ખોલીને બતાવ્યો સુવાસીની ભાભીએ જોયું તો કાંઈ દેખાય જ નહીં ફક્ત ખાપાનો ઘા દેખાયો સુવાસીની ભાભીના આનંદનો પાર ન રહ્યો આ પ્રસંગ બન્યો ત્યારથી એ તળાવડીનું નામ ખાપા તળાવડી પડી ગયું સોળ ચિહ્નો ધર્મદેવ અને ભક્તિમાતા ત્રણેય પુત્રોને લઈને તીર્થ કરવા નીકળ્યા વસંતાબાઈ અને ચંદામાસી પણ સાથે જ રસ્તામાં ગુંડા ગામ આવ્યું ગામમાં નાનકડું મંદિર મંદિરમાં ઠાકોરજીની નાનકડી મૂર્તિ સાંજની આરતી વખતે ધર્મપિતા ત્રણેય પુત્રોને લઈને મંદિરે દર્શન કરવા ગયા ગણ ઘંટ ટન ટન ટન ઝાલર અને તડ તડાતડ નગારું વાગવા માંડ્યું ઠાકોરજીની આરતી શરૂ થઈ પૂજારી આરતી ઉતારે ઘનશ્યામ પણ મૂર્તિની સામે ઉભા રહીને દર્શન કરે તેવામાં ઠાકોરજીની મૂર્તિ સિંહાસન પરથી ઉતરીને ઘનશ્યામ પાસે આવી પોતાના ગળામાંથી હાર કાઢીને ઘનશ્યામને પહેરાવ્યો ઠાકોરજી પાછા પોતાના સિંહાસન પર ગોઠવાઈ ગયા પૂજારીએ જોયું ધર્મપિતાએ જોયું દર્શન કરવા આવેલા બધા જ ભક્તોએ આ ચમત્કાર જોયો ગામ આખામાં આ વાત પ્રસરી ગઈ એકને ખબર પડી બેને ખબર પડી એમ કરતા કરતા વાત રાજા ગુમાનસિંહને કાને પહોંચી બીજે દિવસે સવારે ઘનશ્યામની પરીક્ષા કરવાનો રાજાએ વિચાર કર્યો રાજાએ ચાકરને મોકલ્યો હુકમ કર્યો કે ત્રણેય પુત્રોને લઈને ધર્મપિતા રાજ દરબારમાં સવારે દસ વાગે હાજર થઈ જાય સવારે ધર્મપિતા ત્રણેય પુત્રોને લઈને રાજા ગુમાનસિંહના દરબારમાં પહોંચી ગયા ધર્મપિતાને રાજા ગુમાનસિંહે પૂછ્યું બધાને ચમત્કાર બતાવનાર તમારા પુત્ર ઘનશ્યામ કોણ છે ધર્મપિતાએ ઘનશ્યામને માથે હાથ મૂકીને કહ્યું આ અમારા વચલા પુત્ર છે તે જ ઘનશ્યામ છે રાજાને મનમાં થયું જો આ ઘનશ્યામ ભગવાન હશે તો બે વાત સાચી પડશે શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનને પડછાયો ન હોય અને બીજી વાત પણ શાસ્ત્રમાં આવે છે કે ભગવાનના ચરણમાં સોળ ચિહ્ન હોય જો ઘનશ્યામ ભગવાન હશે તો તરત ખબર પડી જશે જો નહીં હોય તો જરૂર કાંઈ બનાવટ હશે આમ વિચારીને રાજાએ ધર્મદેવને બહાર ખુલ્લા ચોગાનમાં બોલાવ્યા સાથે ઘનશ્યામને પણ બોલાવ્યા પણ રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે ધર્મદેવનો પડછાયો પડે પણ ઘનશ્યામનો પડે નહીં પછી રાજાએ ઘનશ્યામને લાંબા પગ કરીને બેસવા કહ્યું ઘનશ્યામ આસનિયા પર લાંબા પગ કરીને બેઠા રાજાના આનંદનો પાર ન રહ્યો જુએ તો ઘનશ્યામના જમણા પગમાં અષ્ટકોણ ઉધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવ વજ્ર અંકુશ કેતુ અને પદ્મ એવા કુલ નવ ચિહ્નો હતા ડાબા પગમાં ત્રિકોણ કળશ ગોપદ ધનુષ મીન અર્ધચંદ્ર અને વ્યોમ એવા સાત ચિહ્નો આ ઉપરાંત બંને ચરણમાં ઉધ્વરેખા અંગૂઠા અને આંગળી વચ્ચેથી નીકળીને પાની તરફ જાય રાજાને ખાતરી થઈ કે ઘનશ્યામ તો ભગવાન જ છે રાજા ગુમાનસિંહ અતિશય આનંદમાં આવી ગયા તેમના રાણી કુંવરબાના હરખનો પાર ન રહ્યો અને રાજા રાણીએ ઘનશ્યામના ચરણમાં માથું નમાવીને નમસ્કાર કર્યા પછી દરબારમાં સુંદર પલંગ ઢળાવ્યો રેશમી તકિયા નંખાવ્યા તેના પર ધર્મદેવ સાથે ઘનશ્યામને બેસાડ્યા તેમની ચંદન કંકુ અને ફૂલોથી પૂજા કરી ઘનશ્યામની આરતી ઉતારી પછી ઘનશ્યામને મખમલની સોનાની ભરતવાળી ટોપી તથા સુરવાળ ભેટ આપ્યા અને માનપાન સાથે વિદાય કર્યા ત્રીજે દિવસે ધર્મદેવ તથા ભક્તિમાતા ત્રણે પુત્રોને લઈને બીજા તીર્થોની યાત્રાએ નીકળ્યા યાત્રા કરતા કરતા લખનૌ અને કાનપુર થઈને અયોધ્યા તરફ પાછા વળ્યા ત્રણેય ભાઈઓમાં ઈચ્છારામજી સૌથી નાના હજી ચાલતા પણ નહીં શીખેલા તેથી વસંતાબાઈ ઈચ્છારામને તેડીને ચાલે ઘનશ્યામ ભક્તિ માતાની આંગળી પકડીને ચાલે રસ્તામાં ઘનશ્યામે હટ લીધી ભક્તિ માતાને કહ્યું ઈચ્છારામને શા માટે તેડો છો મને કેમ નહીં આ સાંભળી ભક્તિ માતા સમજાવવા લાગ્યા કે ઈચ્છારામ નાના છે તેમનો ભાર સાવ થોડો છે વળી ચાલતા પણ નથી શીખ્યા તમારો તો ભાર કેટલો લાગે તમે તો ચાલવાનું પણ જાણો છો માટે તમારે તો ચાલવું જ જોઈએ ઘનશ્યામ કહે અમારો ભાર કાંઈ નથી અમારા પગ થાકી ગયા છે અમારા કરતા તો ઈચ્છારામનો ભાર વધારે છે તોય તેને કેમ તેડો છો એમ કહી ઘનશ્યામે પોતાની શક્તિથી ઈચ્છારામનો ભાર વધારી દીધો તેથી વસંતાબાઈ ઈચ્છારામને નીચે મૂકીને ભક્તિમાતાને કહેવા લાગ્યા ઈચ્છારામનો ભાર કેમ આટલો બધો વધી ગયો રોજ તો આટલો ભાર નથી લાગતો ભક્તિમાતાએ હસતા હસતા જવાબ આપ્યો આ તો ઘનશ્યામનો પ્રતાપ છે તેને ચાલવાની ઈચ્છા નથી માટે ઈચ્છારામમાં ભાર મૂક્યો છે ચંદામાસી તમે ઘનશ્યામને તેડી લો એટલે બધું બરોબર થઈ જશે ચંદામાસીએ ઘનશ્યામને તેડ્યા જરાય ભાર લાગ્યો નહીં વસંતાબાઈએ ઈચ્છારામને ફરીથી તેડ્યા તો તેનો પણ ભાર પહેલા જેટલો જ ઓછો થઈ ગયેલો નાનકડા ઘનશ્યામની આ યુક્તિ જોઈને ધર્મપિતા અને ભક્તિ માતા હસવા લાગ્યા ઘનશ્યામે હિંસા બંધ કરાવી ધર્મદેવના સાઢુભાઈ બલતીધર હતા બલતીધર તથા તેમના ભાઈ મુરલી ગંગાધર એ બંને રાજાના લશ્કરમાં સિપાઈ તરીકે નોકરી કરે એક વખત રાજાનું લશ્કર ફરતું ફરતું બલ્લમ ગામે આવ્યું ધર્મદેવે વિચાર કર્યો કે અહીંથી બલ્લમ ગામ પાસે છે માટે બલદીધર તથા મુરલી ગંગાધરને હું મળી આવું આમ વિચાર કરીને ઘનશ્યામ તથા રામ પ્રતાપને લઈને ધર્મદેવ બલ્લમપઢરી ગામે જવા નીકળ્યા બલ્લમપઢરી ગામને પાદર બગીચામાં રાજાનું લશ્કર ઉતર્યું હતું બગીચાને દરવાજે એક ચોકીદાર બેઠો હતો ધર્મદેવે ચોકીદારને કહ્યું મારે બલદીધર તથા મોલ્લી ગંગાધરને મળવું છે બંને જણા રાજાના સૈન્યમાં સિપાઈ તરીકે કામ કરે છે માટે અમને તેમની પાસે લઈ જા ચોકીદાર કહે તમે મારી પાછળ ચાલે આવો હું તમને તેમની પાસે લઈ જઈશ એમ કહી ચોકીદાર તેમને એક પીપળાના ઝાડ પાસે લઈ ગયો પીપળાના ઝાડ પાસે એક મોટો તંબુ બાંધેલો તે તંબુમાં રાજા તેના કેટલાક સિપાહીઓ સાથે બેસીને ગાય બકરા વગેરે પ્રાણીઓની હિંસા કરાવતો હતો ધર્મદેવે તંબુની અંદર હિંસા થતી જોઈ તેમનું દિલ દુઃખથી ભરાઈ આવ્યું ઘનશ્યામે તેમનું દુઃખી મોઢું જોઈ પૂછ્યું શું છે પિતાજી ધર્મદેવે તંબુનો દરવાજો બતાવ્યો ઘનશ્યામે તંબુમાં જોયું તો હિંસા થતી હતી ઘનશ્યામને નિર્દોષ પ્રાણીઓ પર દયા આવી તેમણે એક સંકલ્પ કર્યો કે તરત જ રાજાના સૈન્યના બધા જ હાથીઓ તથા ઘોડાઓ પોતાની સાંકળ તોડીને ગાંડા થઈને તંબુ તરફ દોડ્યા કેટલાક હાથીઓ તંબુને સૂંઢથી ઉખેડવા લાગ્યા તો કેટલાક હાથીઓ તંબુની અંદર દોડી ગયા ચારે કોર ઘોડાઓના હણહણાટ અને હાથીઓના ચિત્કારથી ગામ ગાજી ઉઠ્યું તંબુમાંથી સિપાહીઓ જીવ લઈને આમ તેમ નાઠા રાજા તંબુમાં ઉઘાડે શરીરે બેઠો હતો તે પણ ગાંડા હાથીને જોઈને નાઠો દોડતા દોડતા રાજાની ધોતલી છૂટી ગઈ જેમ તેમ કરીને ધોતલી હાથથી પકડીને તે પીપળાના ઝાડ નીચે સંતાયો હાથી પણ તેની પાછળ ઝાડ તરફ દોડ્યો આ જોઈ રાજા ઝટપટ પીપળાના ઝાડ ઉપર ચડી ગયો હાથી ત્યાંથી દોડતો દૂર ચાલ્યો ગયો હવે ઘનશ્યામે પોતાની શક્તિથી પીપળાના ઝાડમાં પ્રવેશ કરીને આખું ઝાડ હલાવવા માંડ્યું ઝાડની બધી ડાળીઓ હલવા માંડી પાંદડા ખરી પડવા લાગ્યા આથી રાજા ધ્રુજવા લાગ્યો તેણે નીચે જોયું તો તેને આખી પૃથ્વી ધ્રુજતી દેખાઈ તેને પોતાના પાપનો પસ્તાવો થવા લાગ્યો તે જોર જોરથી રડવા લાગ્યો અને ભગવાન બચાવો એમ રાડો પાડતો પ્રાર્થના કરવા લાગ્યો રાજાને થયું કે હમણાં નીચે પછડાઈ જઈશ અને મારા રામ રમી જશે જ્યારે રાજા બહુ કરગરવા લાગ્યો ત્યારે ઘનશ્યામે ઝાડમાં રહીને કહ્યું તું અને તારું સૈન્ય પાપ કરો છો તમે નિર્દોષ પ્રાણીઓની હિંસા કરો છો તેથી હું કોપાયમાન થયો છું માટે જો તમારે જીવવું હોય તો આજથી પ્રતિજ્ઞા કરો કે અમે હિંસા નહીં કરીએ નહીં તો ઘડીકમાં સત્યનાશ થઈ જશે તમે જે ભગવાનને પ્રાર્થના કરો છો તે તો આ ઝાડની સામે જ ધર્મદેવની બાજુમાં ઘનશ્યામ રૂપે ઊભા છે તેમની માફી માંગો તો તમારો છુટકારો થશે આ શબ્દો સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયો તેને થયું કે મારે ભગવાનની આજ્ઞા માનવી જોઈએ એમ વિચારી તેણે પ્રતિજ્ઞા કરી કે હવેથી કોઈ દિવસ પોતે નિર્દોષ પ્રાણીઓની હિંસા નહીં કરે અને પોતાના સૈન્યમાં પણ નહીં થવા દે તેણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન હું સોગંદ ખાઈને કહું છું કે હવે કદી હિંસા કરીશ નહીં હિંસા થવા પણ નહીં દઉં રાજાની આ પ્રાર્થના સાંભળીને ઘનશ્યામને દયા આવી તેમણે તરત જ પીપળાનું ઝાડ સ્થિર કરી દીધું બધા હાથી ઘોડાઓ ચૂપચાપ પોતાના સ્થાને ઘાસ ખાવા ચાલ્યા ગયા રાજા ધીરેથી ઝાડ પરથી નીચે ઉતર્યો ધીમે પગલે શરમાતો શરમાતો ઘનશ્યામ પાસે આવીને ઘૂંટણીએ પડીને પગે લાગ્યો અને સ્તુતિ કરવા લાગ્યો હે ઘનશ્યામ તમે તો ભગવાન છો હું તો તમારો સેવક છું મારી ભૂલો મારા પાપ તમે માફ કરો હું કોઈ દિવસ હિંસા નહીં કરું રાજાના શબ્દો સાંભળીને ઘનશ્યામે તેને આશીર્વાદ આપ્યા રાજા ઘનશ્યામને તથા ધર્મપિતાને પગે લાગીને તંબુમાં વિસામો લેવા પાછો ગયો ધર્મદેવ પણ બલદીધર અને મોલ્લી ગંગાધરને મળીને ઘનશ્યામ તથા રામપ્રતાપને લઈને અયોધ્યા પાછા ગયા મહાવતની રક્ષા કરી અયોધ્યામાં એક બળદેવજી નામના ધનાઢ્ય રહેતા હતા તેમણે એક બળવાન હાથી પાડ્યો હતો હાથી સાચવવા માટે મહાવત રાખેલો મહાવત રોજ હાથીના ખોરાકમાંથી ઘીની મીઠાઈઓ ચોરી લે અને હાથીને ખાવા દે નહીં હાથી રોજ આ જુએ તેથી એક દિવસ હાથી ગુસ્સે થયો તે દિવસે બપોરે મહાવત હાથીને સરોવર પર નવરાવવા લઈ ગયો હાથીને પાણીમાં ઉતારીને નળિયાથી તેનું શરીર ધોવા લાગ્યો હાથીએ આજે ઘણા દિવસનું વેલ લેવા માટે મહાવતને સૂંઢથી ઉપાડી પછાડવા માટે ઊંચો કર્યો કિનારા પર ઊભા રહેલા બધા જ આ દ્રશ્ય જોઈ રહ્યા તેવામાં ઘનશ્યામને લઈને ધર્મદેવ ત્યાંથી નીકળ્યા ઘનશ્યામે આ દ્રશ્ય જોયું તેમને મહાવતની દયા આવી તરત જ બીજે સ્વરૂપે ઘનશ્યામ પાણીમાં ઉતરી હાથી પાસે પહોંચી ગયા હાથીની સૂંઢમાંથી મહાવતને છોડાવ્યો અને હાથીને શાંત કરી દીધો હળવેકથી પોતે હાથી પર સવાર થઈ ગયા અને પાણીની બહાર લઈ આવ્યા હાથી પણ ગરીબ ગાય જેવો થઈને ચાલવા લાગ્યો કિનારા પર ઊભા રહેલા બધા જ લોકો આ ચમત્કાર જોઈ રહ્યા ઘનશ્યામને બે સ્વરૂપે જોઈ સૌ નવાઈ પામ્યા હાથી પાણીની બહાર આવ્યો એટલે ઘનશ્યામે પોતાનું બીજું સ્વરૂપ અદ્રશ્ય કરી દીધું પછી તો ઘનશ્યામ હાથી પર સવાર થઈને છેક પોતાના આંગણા સુધી આવ્યા મહાવતે હાથીને બેસવાનો હુકમ કર્યો અને હાથી હળવેકથી બેસી ગયો ઘનશ્યામ પણ હાથી પરથી ઉતરી ગયા મહાવત તો ઘનશ્યામને પગે પડી ગયો મહાવત કહે હે ઘનશ્યામ આજે તમે હાથીનો ક્રોધ દૂર કર્યો ન હોત મને બચાવ્યો ન હોત તો હું મરી જાત આપ ભગવાન છો હવેથી હું ખોરાકની ચોરી નહીં કરું ઘનશ્યામે તેને આશીર્વાદ આપી વિદાય કર્યો અને ઘનશ્યામ પોતાના ઘરમાં પધાર્યા નવી બત્રીસી એક દિવસ ઘનશ્યામ સુવાસીની ભાભીને કહે ભાભી આજે મારી દાઢ બહુ દુખે છે દાઢથી રોટલી ચવાતી નથી માટે શીરો કરી આપો સુવાસીની ભાભી કહે ભલે થોડી વારમાં શીરો બનાવ્યો પછી સુવાસીની ભાભીએ સૌને જમવા બોલાવ્યા ધર્મપિતા રામપ્રતાપભાઈ તથા નાના ઈચ્છારામભાઈને રોટલી પીરસી અને ઘનશ્યામની થાળીમાં શીરો પીરસ્યો ઘનશ્યામે થોડોક શીરો નાનાભાઈ ઈચ્છારામને આપ્યો બે કોળિયા શીરો ખાધો અને બાકીનો પડતો મૂકી ઘનશ્યામે હાથ ધોઈ નાખ્યા આ જોઈ સુવાસીની ભાભીએ રસોડાની પાછળના ફળિયામાં ઘનશ્યામને બોલાવ્યા અને પૂછ્યું કેમ ભાઈ દાઢ બહુ દુખે છે ઘનશ્યામે કહ્યું હા ભાભી દાઢ બહુ દુખે છે બહુ હલે છે માટે જે જે દાઢો હલતી હોય તે બધી ખેંચી કાઢો તો પીડા ઓછી થાય એમ કહી ઘનશ્યામે મોઢું ખોલ્યું પોતાની દૈવી શક્તિથી બધા જ દાંત ઢીલા કરી નાખ્યા સુવાસીની ભાભીએ જે દાઢ હલતી હતી તે કાઢવા મોઢામાં હાથ નાખ્યો ઘડીકમાં એક દાઢ ખેંચી કાઢી ઘનશ્યામે કહ્યું આ બીજી પણ દુખે છે જુઓ તે હલે છે માટે તે પણ કાઢી નાખો એમ કહી એક પછી એક બધાએ દાંત ખેંચાવી કાઢ્યા સુવાસીની ભાભી તો ઘનશ્યામનું બોખું મોઢું જોઈને ગભરાઈ ગયા તેમણે ભક્તિ માતાને બૂમ પાડીને બોલાવ્યા ઘનશ્યામનું મોં દેખાડીને કહેવા લાગ્યા ઘનશ્યામે તો દાઢ દુખે છે હલે છે એમ કહીને બધા જ દાંત મારી પાસે ખેંચાવી નખાવ્યા હવે જમશે કેમ ભક્તિ માતાએ જોયું તો પાસે જ દાંતની ઢગલી પડેલી તેઓ પણ ગભરાઈ ગયા તેમણે ઘનશ્યામને કહ્યું મોઢું ખોલો તો જોવું ઘનશ્યામે મોં ખોલ્યું ભક્તિ માતા અને સુવાસિની ભાભી બંને આશ્ચર્યચકિત થઈ ગયા ઘનશ્યામના મોઢામાં દાંતની નવી જ બત્રીસી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો ઘનશ્યામે તરત જ જમીન પરથી દાંતની ઢગલી હાથમાં લઈ લીધી સુવાસિની ભાભીએ મુઠ્ઠી ખોલાવીને જોયું તો ઘનશ્યામના હાથમાં દાંતને બદલે મોતી ઘનશ્યામે હાથ ઊંચો કરીને મુઠ્ઠી ખોલી ત્યાં તો ફર કરતા આકાશમાંથી માન સરોવરના રાજહંસો ઉડતા આવ્યા ઘનશ્યામના હાથમાંથી એક એક મોતી ચાંચમાં લઈને ઉડી ગયા આ બાળ લીલા જોઈને ભક્તિ માતા તથા સુવાસીની ભાવી ઘનશ્યામને ભગવાન જાણીને વંદન કરવા લાગ્યા બાળ મિત્રોને જમાડ્યા છપૈયામાં એક દિવસ ઘનશ્યામ બાળ મિત્રોને લઈને મીન સરોવરને કાંઠે રમવા ગયા રમતા રમતા ચાર વાગી ગયા માધવ વેણી પ્રાગ સુખનંદન બધા જ ભૂખ્યા થયેલા બધા જડ જડ ઘેર જઈને જમવાનો વિચાર કરવા લાગ્યા ઘનશ્યામને બધાના મનની વાત ખબર પડી ગઈ એટલે ઘનશ્યામે કહ્યું તમને બહુ ભૂખ લાગી છે બધા બોલી ઉઠ્યા હા આ સાંભળી ઘનશ્યામે કહ્યું હું કહું તેમ કરો તો અહીંયા જ તમને જમાડું બધા બાળ મિત્રો બોલ્યા હા અમે તૈયાર છીએ તમે જેમ કહો તેમ કરવા તૈયાર છીએ પણ તમારે અમને જમાડવા પડશે ઘનશ્યામ કહે સાંજે સૂરજ આથમે ત્યાં સુધી મારી સાથે રમવા કબૂલ થાવ તો હું બધાને જમાડીશ બધા કહે હા હા અમે રમીશું અમને કબૂલ છે પછી તો ઘનશ્યામે પોતાનો રૂમાલ છોડીને આંબાની ડાળે બાંધ્યો પછી ઘનશ્યામે કહ્યું થોડી વારમાં જ મીઠાઈ આ રૂમાલમાં આવી જશે ચાલો આપણે થોડીવાર મીન સરોવરમાં નાહી આવીએ બધા મીન સરોવરે નાહવા ગયા પાણીમાં ખૂબ રમત કરી પછી ઘનશ્યામ કહે ચાલો બધા બહાર નીકળો સાંજ પડી જશે મોડું થશે તો મોટા ભાઈ વઢશે આ સાંભળી બધા બાળકો પાણીમાંથી બહાર નીકળ્યા બધાએ કપડાં પહેરી લીધા વેણીરામ બોલ્યો ઘનશ્યામ મીઠાઈ જમાડીશ એમ તમે અમને કહ્યું હતું ને લાવો મીઠાઈ અમને બહુ ભૂખ લાગી છે ઘનશ્યામ કહે ચાલો આંબાના ઝાડ પર ચડીએ ત્યાં મીઠાઈ રાખી છે બધા બાળમિત્રો દોડતા દોડતા આંબા પાસે ગયા એક પછી એક બધા આંબા પર ચડી ગયા ઘનશ્યામે પેલી ડાળ પર જઈ રૂમાલમાં હાથ નાખ્યો અને રૂમાલમાંથી મીઠાઈ કાઢીને બધાને આપવા માંડી બધા બાળમિત્રોને થયું કે આ રૂમાલમાં મીઠાઈ કેવી રીતે આવી હશે ઘનશ્યામ બધાના મનનો વિચાર જાણી ગયા તેમણે તરત જ હુકમ કર્યો અને જરાવારમાં તો આઠ સ્ત્રીઓ હાથમાં થાળ લઈને આકાશમાંથી ઉતરી આવી આ આઠ સ્ત્રીઓ અષ્ટ સિદ્ધિઓ હતી બધી રૂપરૂપનો અંબાર દરેકના હાથમાં સોનાના થાળમાં બત્રીસ પકવાન વળી બીજા હાથમાં સોનેરી જારીમાં પીવા માટે ઠંડુ પાણી બધા બાળમિત્રોને નીચે ઉતારી ઘનશ્યામ બધા સાથે ગોળ કુંડાળે બેસી ગયા આઠેય સિદ્ધિઓ ઘનશ્યામના ગીતો ગાતી ગાતી પીરસવા લાગી બધાએ પેટ ભરીને ખૂબ ખાધું અને ઠંડુ પાણી પીધું બધાએ જમી લીધું એટલે દરેક સિદ્ધિ વારાફરતી ઘનશ્યામને પ્રણામ કરીને આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ એટલામાં તો સૂરજ આથમ્યો બાળ મિત્રો આનંદમાં નાચતા કૂદતા ઘનશ્યામ સાથે ઘરે પાછા ગયા હજારોને જમાડ્યા અને અભિમાન તોડ્યું એક વખત સંન્યાસીની એક જમાત ફરતી ફરતી છપૈયામાં ખાપા તલાવડીને કાંઠે આવી જમાતમાં એક હજાર બાવા અને સંન્યાસીઓ કોઈ જટાવાળા તો કોઈ દાઢીવાળા કોઈ ચોટીવાળા તો કોઈ તદ્દન મુંડા કોઈના હાથમાં ચીપિયા તો કોઈના હાથમાં ભાલા કોઈની પાસે દંડ તો કોઈની પાસે તલવાર અને કોઈની પાસે કટાર મોટી જમાત ખાપા તળાવડીને કાંઠે ઉતરી નગારા ગગડ્યા શંખો ફૂંકાયા શરણાઈઓથી આકાશ ભરાઈ ગયું ઘડીક વારમાં તો રાવટીઓ અને તંબુઓ બાંધીને બાવાઓ ખાપા તળાવડીએ નાહવા નીકળ્યા ઘનશ્યામ પોતાના બાળમિત્રો વેણી માધવ પ્રાગ વગેરેને લઈને આ જમાત જોવા નીકળ્યા નાહી ધોઈને પાંચ આગેવાન બાવા છપૈયા ગામમાં જમવા માટેનું સીધું માગવા નીકળ્યા આટલા બધા બાવાઓને સીધું કેમ આપવું એ બીકથી ગામનો ધણી મોતીબાઈ તરવાડી તો બીજે ગામ ચાલ્યો ગયો બાવાઓએ ગામમાં આવીને પૂછ્યું ધર્મદેવ કોણ છે લોકોએ ધર્મદેવનું ઘર બતાવ્યું બાવાઓ ધર્મદેવને ઘેર ગયા ચીપિયા પછાડીને કહે અમે એક હજાર બાવાઓ છીએ અમે ખાપા તળાવડીને કાંઠે ઉતર્યા છીએ માટે અમને સારું સીધું આપો આ સાંભળી ધર્મદેવે કહ્યું સાંભળો મારા ઘરમાં હજાર બાવાઓ જમે એટલું અનાજ ઘી વગેરે નથી કહો તો સો એક માણસ માટેનું સીધું કાઢી આપું વળી ઘરમાં અનાજ ખલાસ થવા આવ્યું છે તો થોડું મારી પાસેથી લો બાકીનું ગામમાંથી ઉઘરાવી લો બાવાઓ ચીપિયા પછાડી જોરથી ગરજ્યા અમે કોઈને ઘરે માગવા નહીં જઈએ આ ગામમાં સૌથી મોટા સજ્જન તમે છો તમારે આપવું જ પડશે ખોટું બોલશો નહીં લાવો સીધું હમણાં ને હમણાં જ ધર્મદેવ તો આ શબ્દ સાંભળી ચિંતામાં ડૂબી ગયા હવે શું કરવું એની મૂંઝવણમાં પડ્યા ઘનશ્યામને ખબર પડી કે પિતાજી ચિંતામાં પડ્યા છે તરત જ તેઓ ઘેર આવ્યા અને પિતાજીને પૂછ્યું શું છે પિતાજી તમે ચિંતાતુર શા માટે જણાવો છો પિતાએ તેમને સઘળી વાત સમજાવી પિતાજીની વાત સાંભળી ઘનશ્યામ કહે તમે ગભરાશો નહીં આપણી કોઠીમાંથી દાણા કાઢવા માંડો ખૂટશે નહીં એમ કહી તેમણે સુવાસીની ભાભી પાસે સીધું કઢાવ્યું ભાભી તો અનાજ લોટ ગોળ ઘી બધું કાઢતા જ જાય ખૂટે જ નહીં જોત જોતામાં સીધાના ઢગલા તૈયાર કરી નાખ્યા બાવાઓ રાજી થઈ ગયા અને ધર્મદેવની પ્રશંસા કરવા લાગ્યા હજાર માણસોને થઈ રહે તેનાથી પણ વધારે સીધું અને ઘી મળ્યું એટલે આશીર્વાદ આપીને ચાલતા થયા ધર્મદેવને થયું કે આટલું બધું અનાજ આવ્યું ક્યાંથી હવે તો એક દાણો પણ ઘરમાં નહીં હોય એમ ધારીને કોઠીઓમાં જોયું તો બધી કોઠીઓ જેમની તેમ ભરેલી કાંઈ જ ઓછું થયેલું નહીં તેમને થયું કે આ નક્કી ઘનશ્યામનો ચમત્કાર છે સાંજે ઘનશ્યામ ધર્મદેવ સાથે ખાપા તળાવડીને કાંઠે બાવાઓના તંબુ જોવા નીકળ્યા ફરતા ફરતા એક નાનકડી રાવટી પાસે આવ્યા રાવટીમાં એક બાવો વાઘના ચામડા પર બેઠેલો બહુ ક્રોધી બહુ અભિમાની તે બાવો ધર્મદેવ સાથે ચર્ચા કરવા લાગ્યો ચર્ચામાં પોતે હાર્યો એટલે ગાળો બોલવા લાગ્યો ઘનશ્યામને થયું આ બાવાને પાઠ શીખવવો જોઈએ ઘનશ્યામે કહ્યું પિતાજી મારે આ બાવો બેઠો છે એ વાઘનું ચામડું જોઈએ છે આ સાંભળી પેલો બાવો ઘરજ્યો ક્યાં બોલતા હે છોકરા ધર્મદેવે કહ્યું અમારા ઘનશ્યામને આ વાઘનું ચામડું જોઈએ છે પેલો બાવો ગર્વથી બોલ્યો તુમ ક્યાં લેગા ઇસકા તો તીનસો રૂપિયા પડેગા આ સાંભળી ઘનશ્યામને થયું ત્યાગી બાવાને અભિમાન ન કરાય ક્રોધ ન કરાય પૈસા ન રખાય માટે આને સીધો કરવો પડશે એમ ધારી તેમણે સંકલ્પ કર્યો કે તરત જ એ વાઘના ચામડામાંથી સાચો વાઘ બની ગયો અને પેલા બાવાને ખાવા દોડ્યો પેલો બાવો તો મરી ગયો બાપ રે મરી ગયો ભાગો ભાગો વાઘ આવ્યો રે વાઘ બોલતો નાસવા લાગ્યો આ સાંભળી પાસે ઉભેલા બધા જ બાવાઓ ચારે કોર નાસવા લાગ્યા પોતાના હથિયાર કમંડળ પાવડી બધું ભૂલીને સૌ ભાગવા જ લાગ્યા ચારે કોર સોર બકોર થઈ ગયો ઘનશ્યામે વાઘને પોતાની પાસે બોલાવ્યો અને શાંત પાડ્યો પછી બધા બાવાઓને બૂમ પાડીને બોલાવ્યા બધાને કહ્યું ડરશો નહીં કોઈને વાઘ મારશે નહીં આ તો અભિમાની બાવાનું અભિમાન તોડવા અમે વાઘ ઉત્પન્ન કર્યો છે ઘનશ્યામના શબ્દો સાંભળીને બધા બાવાઓ બીતા બીતા પાસે આવ્યા પેલો અભિમાની બાવો તો હજી ધ્રુજતો હતો બધાએ ઘનશ્યામને પગે પડી માફી માગી અને કહ્યું અમારી ભૂલ થઈ છે તમે ભગવાન છો અમે તમારું અને તમારા પિતાશ્રીનું અપમાન કર્યું માટે અમને માફ કરો આ સાંભળી ઘનશ્યામે સૌ પર દયા કરી અને બધાને માફ કર્યા પછી વાઘને હુકમ કર્યો એટલે વાઘ પણ છલાંગ મારતો જંગલમાં અદ્રશ્ય થઈ ગયો પછી થોડી વારમાં ધર્મપિતા ઘનશ્યામને લઈ ગામમાં પાછા પધાર્યા અને બાવાઓની જમાત પણ પોતાના તંબુઓ ઉખેડી પોટલા લઈ અયોધ્યા જવા ચાલી નીકળી લક્ષ્મીબાઈને ચમત્કાર છપૈયામાં ઘનશ્યામ ઘણીવાર બાળમિત્રોને લઈને પાડોશીએને ઘેર જાય છાનામાના ઘરમાં દાખલ થઈને સિકામાંથી માટલી ઉતારે માટલીમાંથી જે કાંઈ દૂધ દહીં કે માખણ મળે તેની ઉજાણી કરી જાય એક દિવસ ઘનશ્યામ વેણીરામને સાથે તેના ઘેર ગયા વેણીરામની માતાનું નામ લક્ષ્મીબાઈ લક્ષ્મીબાઈ ઘરની બહાર દાણા વીણે ઘનશ્યામ અને વેણીરામ તો રમતા રમતા ઘરમાં પહોંચી ગયા પછી થોડી વારે છાનામાના રસોડામાં પહોંચી ગયા અને સિક્કામાંથી માખણની હાંડલી ઉતારી સાકર ભેળવીને ખાવા લાગ્યા એવામાં અચાનક લક્ષ્મીબાઈ રસોડામાં આવ્યા જોયું તો બંને જણા લહેરથી માખણ જમે લક્ષ્મીબાઈને જોઈને ઘનશ્યામ અને વેણી બંને બારીમાંથી કૂદકો મારીને પરસાળમાં થઈને ભાગી ગયા લક્ષ્મીબાઈ ધુઆપુઆ થતી ભક્તિ માતાને ઘેર ગઈ ને ભક્તિ માતાને કહે માતાજી તમારો ઘનશ્યામ રોજ આવીને ચોરી કરે છે ઘરમાં છાનો માનો દાખલ થઈને ઘી દૂધ દહીં માખણ વગેરે ખાઈ જાય છે વળી મારા છોકરા વેણીને પણ ચોરી કરીને ખાતા શીખવે છે આજે મેં મારી નજરે જોયું છે તમે ઘનશ્યામને કેમ ઠપકો નથી આપતા ભક્તિ માતા બોલ્યા મારો ઘનશ્યામ ક્યારેય ચોરી કરે નહીં એ તો હંમેશા મારા કયામાં જ રહે છે તમારો વેણી ઘણીવાર મારે ઘેર આવીને છાનો માનો ખાઈ જાય છે ઘણીવાર ચીજો પણ લઈ જાય છે તોય અમે ફરિયાદ નથી કરતા તમે તો ચોર કોટવાલને દંડે તેમ ઘનશ્યામ માટે ફરિયાદ કરવા આવ્યા છો મને તમારી વાત સાચી નથી લાગતી તમે જો ઘનશ્યામને ચોરી કરતા જુઓ તો પકડીને હાથ પગ બાંધી દેજો પછી મને બોલાવીને બતાવશો તો હું સાચું માનીશ ભલે ભલે હું કાંઈ ખોટી નથી કહેતી હવે તો ઘનશ્યામ આવે એટલે હાથપગ બાંધીને તમને બતાવું આખા ગામને બતાવું કે તમારો ઘનશ્યામ ચોર છે કે સાહુકાર એમ કહેતી કહેતી લક્ષ્મીબાઈ પોતાને ઘેર ગઈ આ સાંભળી ઘનશ્યામને થયું કે આ લક્ષ્મીબાઈને પાઠ શીખવવો પડશે થોડા દિવસ પછી એક બપોરે ઘનશ્યામ વેણીરામને લઈને પાછલે દરવાજેથી એના ઘરમાં દાખલ થયા જોયું તો લક્ષ્મીબાઈ સૂતા હતા એટલે સીધા રસોડામાં ગયા દહીંની માટલી લઈને બંને જણ દહીં જમી ગયા રસોડામાં ખખડાટ થયો એટલે લક્ષ્મીબાઈ જાગી ગયા તેમને થયું રસોડામાં બિલ્લી આવી હશે એમ માની રસોડામાં ગયા પણ ત્યાં તો ઘનશ્યામ અને વેણીરામના મોઢા પર દહીં ચોટેલું જોયું અને દહીંની માટલી ખાલી દીધી લક્ષ્મીબાઈ તરત પકડવા દોડી પોતાના પુત્ર વેણીરામને દોડી જવા દીધો પણ ઘનશ્યામને પકડી લીધા આજે ઠીક લાગમાં આવ્યા છો આજે તો પૂરી ભજેતી કરું ગામ આખામાં વાત ફેલાવી દઉં કે દહીંનો ચોર પકડાયો છે એમ કહી લક્ષ્મીબાઈએ ઘનશ્યામને હાથે પગે દોરડું બાંધી દીધું પછી લક્ષ્મીબાઈ ચોર બાંધ્યો છે આવો જોવા એમ બૂમો મારતી ભક્તિ માતાની પાસે ગઈ ને ભક્તિ માતાને કહે આજે તો ચોરને પકડીને બાંધ્યો છે રોજ આવીને ચોરી કરીને ખાય છે ચાલો બતાવું તમારો ઘનશ્યામ કેવો ડાયો છે એમ કહી ભક્તિ માતા તથા આજુબાજુના સૌને લઈને પોતાના ઘર તરફ લક્ષ્મીબાઈ ચાલી લક્ષ્મીબાઈ ચાડી ખાવા ગઈ હતી એટલે ઘનશ્યામે પોતાના ઐશ્વર્યથી વેણીરામને ત્યાં બાંધી દીધા અને પોતે છૂટા થઈને બીજે રસ્તે ઘેર પહોંચી ગયા કોઈને આ ચમત્કારની ખબર હતી નહીં થોડીવારમાં લક્ષ્મીબાઈ બધાને લઈ પોતાને ઘેર આવી રસોડાનો દરવાજો ખોલીને સૌને કહે જુઓ આ ચોર ઘનશ્યામને ભક્તિમાતાએ જોયું તો વેણીરામ ગામના સૌ આ દ્રશ્ય જોઈ હસવા લાગ્યા બધા કહે આ બાઈ કેવી મૂરખ છે પોતાના જ પુત્ર વેણીરામને દોરડે બાંધીને આપણને દેખાડે છે આ સાંભળી લક્ષ્મીબાઈએ પાછા ફરીને જોયું તો ઘનશ્યામને બદલે વેણીરામ દોરીથી બાંધેલા દેખાયા એ તો એકદમ ભોંઠી પડી ગઈ એવામાં ઘનશ્યામ પોતાના ઘેરથી હાથમાં ગોળ ખાતા ખાતા લક્ષ્મીબાઈને ઘેર આવ્યા અને ભક્તિમાતાને કહ્યું શું છે માતાજી ભક્તિમાતા ઘનશ્યામને સોડમાં લઈને હસવા લાગ્યા હસતા હસતા સૌ પોતપોતાને ઘેર ગયા લક્ષ્મીબાઈ તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામી ગઈ તેને થયું પકડ્યા હતા તો ઘનશ્યામને બાંધ્યા હતા પણ ઘનશ્યામને આવું બને જ નહીં નક્કી ઘનશ્યામ ચમત્કારિક બાળક છે ઘનશ્યામ ભગવાન હોવા જોઈએ તો જ આવું બને એમ મનમાં વિચારતી વેણીરામને છોડીને ભક્તિ માતાને ઘેર ગઈ પોતાની ભૂલ માટે ભક્તિ માતાની માફી માગી અને ઘનશ્યામને ભગવાન જાણી પ્રણામ કરીને પછી ઘેર ગઈ એકાદશીનો મહિમા એકાદશીનો દિવસ હતો ઘનશ્યામ વહેલા ઉઠીને નાઈ ધોઈને પૂજાપાઠ કરીને મંદિરમાં દર્શન કરવા ચાલ્યા અયોધ્યામાં હનુમાન ગઢીએ ઘનશ્યામ દર્શન કરવા ગયા મંદિરનો મહંત બાવો મોહનદાસ બેઠો બેઠો રામચરિતની કથા કરે કથામાં એકાદશીનું વર્ણન આવ્યું એક એકાદશી કરીએ તો હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે આ સાંભળી ઘનશ્યામે બાવાને પૂછ્યું મહંતજી ઘણા લોકો એકાદશી નથી કરતા તેનું કારણ શું હશે મોહનદાસ કહે પ્રભુએ આ દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે આવા દુર્લભ દેહને એકાદશી કરીને શા માટે કષ્ટ આપવું જોઈએ આ દેહ કાંઈ દુઃખ ભોગવવા નથી આપ્યો જ્યારથી જગન્નાથપુરીમાં એકાદશીને ઊંચી બાંધી છે ત્યારથી લોકો એકાદશી નથી કરતા લોકો સમજે છે કે ભૂખ્યા રહેવું તે આત્માને કષ્ટ દેવા બરાબર છે માટે ખાઈ પીને દેહનું જતન કરવું એકાદશી તો કોણ કરે જેને ખાવા અન્ન જળ ન મળતું હોય તે જ કરે માટે છોકરા આ વાત સમજી રાખજે ઉપવાસ કરીને દેહને કષ્ટ ન આપતો ઘનશ્યામને થયું આ બાવો ખોટો ઉપદેશ કરે છે લોકોને અવળે માર્ગે ચડાવે છે તે માટે તેને સાચી શિખામણ દેવી જોઈએ ઘનશ્યામે કહ્યું બાવાજી આવી ખોટી વાત ન કરશો શાસ્ત્ર વિરુદ્ધ વાત કરવાથી પાપ લાગે એકાદશીનો તો બહુ મહિમા છે માટે હોંશે હોંશે એકાદશીનું વ્રત કરવું જોઈએ બાવો તાડુક્યો છોકરા મને ઉપદેશ આપે છે શરમાતો નથી ત્યાં તો ઘનશ્યામે બાવા સામી દ્રષ્ટિ કરી બાવાને તરત જ સમાધિ થઈ સમાધિમાં બાવો યમપુરીમાં ગયો યમપુરીમાં યમના દૂતો બાવાને મારવા લાગ્યા યમના દૂતો કહે કોઈ દિવસ એકાદશી કરી નથી ખાઈ પીને મસ્ત થયો છે લોકોને અવળો ઉપદેશ દીધો છે માટે આજે તને નહીં છોડીએ એમ કહીને યમદૂતો બાવાને મારવા અને પછાડવા લાગ્યા અહીં મંદિરમાં બાવાનો દેહ આસન પર પડ્યો પડ્યો ઉછળે અને બૂમો મારે બચાવો બચાવો મને યમદૂતો મારે છે એકાદશી નહોતો કરતો તેથી મને પરેશાન કરે છે માર ખાઈ ખાઈને બાવાના હાડકાં ખોખરા થઈ ગયા થોડી વારે સમાધિ ઉતરી બાવો સમાધિમાંથી જાગ્યો કે તરત જ ઘનશ્યામના ચરણમાં પડી ગયો બાવો મોહનદાસ સભાને સંબોધીને બોલ્યો સાંભળો સભાજનો આ ઘનશ્યામ કઈ છોકરો નથી ઘનશ્યામ તો સર્વાવતારી પ્રભુ છે મેં તેમને ગણકાર્યા નહીં મેં સાચું સમજાવ્યું નહીં તેથી મને યમપુરીમાં માર પડ્યો મારા હાડકાને પાસણા દુખે છે મેં આટલા વર્ષો સુધી એકાદશી નથી કરી તો મારે યમપુરીમાં માર ખાવો પડ્યો માટે આજથી હું ઘનશ્યામ આગળ નિયમ લઉં છું કે હું એકાદશી નિયમિત કરીશ લોકોને એકાદશી કરવાનો ઉપદેશ આપીશ તમે સૌ સભાજનો પણ આજથી એકાદશી કરવાનું શરૂ કરી દો એટલું કહી બાવાએ ઘનશ્યામને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પોતાની ગાદી પર બેસાડી ઘનશ્યામનું પૂજન કર્યું અને માફી માગી સૌ સભાજનો પણ ઘનશ્યામને પગે લાગીને એકાદશી કરવાનો નિશ્ચય કરીને ગયા ઘનશ્યામ પણ બાવાને આશીષ આપીને ઘરે ગયા ઘનશ્યામને જનોઈ આપી ઘનશ્યામને સાત વર્ષ પૂરા થયા ભક્તિ માતાએ વિચાર કર્યો કે ઘનશ્યામને હવે જનોઈ દેવી જોઈએ એમ વિચારી તેમણે બ્રાહ્મણ હરિકૃષ્ણ ઉપાધ્યાયને બોલાવ્યા હરિકૃષ્ણ ઉપાધ્યાય આખા ગામના ગોર બહુ પવિત્ર અને સાદા બ્રાહ્મણ તે તો તરત પોતાની પોથી લઈ પાઘડી પહેરી ખેસ વીંટાળીને ઘનશ્યામને ઘેર પહોંચી ગયા ધર્મદેવે તેમને આદરથી બોલાવ્યા બેસવા આસન આપ્યું પછી કહ્યું મારા પુત્ર ઘનશ્યામને જનોઈ દેવી છે જનોઈનું મુહૂર્ત સારું જોઈ દો આ સાંભળી હરિકૃષ્ણ ઉપાધ્યાયે ચશ્મા ચડાવ્યા ખેસ સરખો કર્યો અને પછી પોથી ખોલી આંગળીના વેઢા ગણવા લાગ્યા ગણતરી પૂરી કરીને ફાગણ સુદ દસમને સંવત અઢારસો પિસ્તાલીસ સોમવારનું મુહૂર્ત કાઢી આપ્યું ધર્મદેવે મુહૂર્ત પ્રમાણે જનોઈની તૈયારીઓ શરૂ કરાવી ધર્મદેવે દરેક સંબંધીને તથા સાધુ બ્રાહ્મણોને કંકોત્રીઓ લખી અયોધ્યાની બરહટ્ટા શેરી આખી શણગારી ઘરને રંગાવ્યું દિવાલો પર પક્ષી મૃગ વગેરે ચિત્રો ચિત્રાવ્યા ઘરની બહાર લીમડાના વૃક્ષ નીચે મોટો મંડપ બંધાવ્યો રંગોળીઓ પુરાવી રંગબેરંગી કાચનું ઝાડ બનાવીને વચ્ચે ગોઠવ્યું એ ઝાડની વચ્ચે એક દીવો મૂક્યો ઝાડની ફરતા ઝીણા અરીસા લટકાવ્યા ચારે કોર દીવાની હાંડીઓ અને ઝુમ્મરો લટકાવ્યા રંગબેરંગી રેશમી વસ્ત્રો અને આસોપાલવના તોરણથી મંડપ શોભવા લાગ્યો જે કોઈ મંડપ જુએ તે તો મંડપની શોભા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય ફાગણ સુદ દસમને દિવસે વહેલી સવારથી ધર્મદેવનું ઘર શરણાઈના સુરોથી ગાજી ઉઠ્યું સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી ગોર હરિકૃષ્ણ ઉપાધ્યાય બીજા બ્રાહ્મણોને સાથે રાખીને મંત્રોચ્ચાર કરવા લાગ્યા યજ્ઞમાં આહુતિઓ આપી અને ઘી જવ તલ વગેરે નાખીને અગ્નિ પ્રગટાવ્યો ગોરે ઘનશ્યામને સંકલ્પ કરાવ્યો પછી રામબલી હજામને બોલાવીને ઘનશ્યામનું મુંડન કરાવ્યું પછી સ્નાન કરાવ્યું ને પીળું પીતાંબર પહેરાવ્યું ઘનશ્યામ યજ્ઞ મંડપમાં આવ્યા માતા પિતાને પગે લાગ્યા આહુતિ આપી ત્યાં તો આકાશમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજા દેવો દર્શન કરવા આવ્યા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી પછી ઘનશ્યામે ગુરુ મંત્ર લીધો ત્યારબાદ બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો મુંજ અને મેખલા ધારણ કર્યા હાથમાં પલાશનો દંડ અને ભિક્ષા પાત્ર લીધા પછી માતા પિતા પાસે ભિક્ષા માગીને ગોરને આપી દીધી ત્યાં સુધીમાં તો બપોર થઈ ગઈ ઘનશ્યામને જનોય પહેરાવી અને નમતે પહોરે બટુકનો વેશ ધારીને ઘનશ્યામ બળવો દોડવા ગામના ચોકમાં આવ્યા સૌથી આગળ ઘનશ્યામ અને તેમના મામા વશરામભાઈ પાછળ ધર્મદેવ અને બીજા સગા સંબંધીઓ અને સૌની પાછળ મંગળ ગીતો ગાતી સ્ત્રીઓ સૌ ચોકમાં ઉત્તર તરફ ઊભા રહ્યા સૌને થયું કે બળવો દોડશે અને મામા ઘનશ્યામને પકડીને લઈ આવશે પરંતુ ઘનશ્યામે વિચાર કર્યો મારે તો અનંત જીવોનું કલ્યાણ કરવું છે માટે એવો દોડીશ કે સીધો હિમાલયના વનમાં પહોંચી જઈશ મામા પકડી શકે જ નહીં પછી હિમાલયથી નીકળી બધા સ્થળોએ લોકોનો ઉદ્ધાર કરવા ફરીશ આમ વિચારી ઘનશ્યામ દોડ્યા મામા વસરામ પાછળ દોડ્યા મામા ખૂબ દોડ્યા પણ ઘનશ્યામ હાથમાં જ આવે નહીં પછી મામા થાક્યા તેમણે ઘનશ્યામની સ્તુતિ કરી પ્રાર્થના કરી કહ્યું હે ઘનશ્યામ પકડાઈ જાઓ પાછા વળો મારી લાજ રાખો તમે ચાલ્યા જશો તો માતા પિતાને બહુ દુઃખ થશે આ સાંભળી ઘનશ્યામે વિચાર કર્યો માતા પિતા નિર્દોષ અને પવિત્ર છે માટે તેમને મૂકીને ન જવાય એમ ધારી પાછા વળ્યા વસરામ મામા અતિશય રાજી થઈ ગયા તેમણે ઘનશ્યામને ખભે ઉપાડીને મંડપમાં આણ્યા ઘનશ્યામના હાથમાં પાંચ રૂપિયા આપ્યા ઘનશ્યામે તે રૂપિયા પિતાજીને આપી દીધા પછી સૌને પગે લાગ્યા અને માતાજી સાથે બેસીને ઘી ગોળ ભાત જમ્યા ધર્મપિતાએ બ્રાહ્મણો અને સાધુઓને જમાડ્યા તથા વસ્ત્રો અને દક્ષિણા આપીને વિદાય આપી ગામમાં દરેકને ઘેર મીઠાઈના પીરસણા મોકલ્યા સર્વત્ર ઘનશ્યામનો અને ધર્મપિતાનો જય જયકાર થઈ ગયો રામચંદ્ર રૂપે દર્શન એક દિવસ છપૈયામાં ઘનશ્યામ તેના બાળ મિત્રોને લઈને બપોરે મીન સરોવરે નાહવા ગયા બધા જ બાળકો પાણીમાં તરવા પડ્યા ઘનશ્યામે કહ્યું ચાલો આપણે સૌ પાણીમાં પકડદાવની રમત રમીએ સૌ બાળકો વારા પરથી એકબીજાને પકડવા જાય ઘનશ્યામને કોઈ પકડી જ ન શકે ઘનશ્યામ બહુ ઝડપથી તરે પાણીમાં ઊંડે સુધી ડૂબકીઓ મારે ડૂબકી મારીને ક્યાંય દૂર નીકળે થોડીવાર આ પ્રમાણે રમત કરીને ઘનશ્યામ ઊંડા પાણીમાં તળિયે જઈને બેસી ગયા ઉપર આવ્યા જ નહીં બાળમિત્રો સૌ ચિંતામાં પડી ગયા તેમને થયું ઘનશ્યામ ક્યાં ગયા ડૂબી ગયા હશે કે મગર ઘનશ્યામને ખાઈ ગયો તે વખતે ત્યાં કિનારા પર એક મનશા નામનો ધોબી કપડાં ધોતો હતો બધા બાળમિત્રોએ ધોબીને વાત કરી અમારા ઘનશ્યામ મળતા નથી પાણીમાંથી બહાર જ આવ્યા નથી કાં તો તેઓ ડૂબી ગયા છે અથવા તેમને મગર ખાઈ ગયો હશે તમે અમને પાણીમાંથી ઘનશ્યામને શોધી આપો ને ધોબીએ પાણીમાં પડી ઊંડે સુધી ડૂબકીઓ મારી ખૂબ તપાસ કરી તળાવમાં ચારે કોર ફરી વળ્યો પણ ઘનશ્યામ મળ્યા નહીં આખરે થાકીને ધોબીએ બાળકોને કહ્યું તમે ઘનશ્યામના પિતાશ્રીને ગામમાંથી બોલાવી લાવો અને બધી વાત કરો આ સાંભળી એક બાળક દોડતો દોડતો ધર્મપિતા પાસે ગયો અને બધી વાત કરી ધર્મપિતા તો ઉદાસ થઈ ગયા ધર્મપિતા અને ભક્તિ માતા રામપ્રતાપ વસરામ અને ગામના બીજા લોકોને લઈને મીન સરોવરને કાંઠે આવ્યા તેઓ બધા સરોવરને કાંઠે ઊભા રહી શું કરવું તેની ચિંતા કરવા લાગ્યા પાણીમાં ઊંડે બેઠેલા ઘનશ્યામને થયું માતા પિતા ચિંતા કરે છે માટે હવે મારે પાણી પર ઉપર આવવું જોઈએ એમ વિચારી તેઓ પાણી ઉપર આવ્યા ઘનશ્યામને પાણી ઉપર આવેલા જોઈ ધર્મપિતા ભક્તિમાતા વગેરે સૌ આનંદમાં આવી ગયા પછી તો ઘનશ્યામ પાણી ઉપર અધ્ધર ચાલીને કાંઠે આવ્યા તે વખતે સૌને ઘનશ્યામમાં રામચંદ્ર ભગવાનના દર્શન થયા સૌ ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા ઘનશ્યામે આવીને માતા પિતાને પ્રણામ કર્યા અને કહ્યું ચિંતા શા માટે કરતા હતા હું તો મારું કામ કરવા ઊંડા જળમાં નીચે બેઠો હતો આ સાંભળી ભક્તિ માતા ઘનશ્યામને ભેટી પડ્યા અને સૌ ગામ તરફ પાછા ચાલ્યા પથ્થર ઉપર પાણીમાં મુસાફરી થોડા વખત પછી ચૈત્ર માસ આવ્યો રામપ્રતાપ ઈચ્છારામ સુવાસીની ભાભી ભક્તિમાતા ઘનશ્યામ અને બીજા ગ્રામજનોને લઈને ધર્મપિતા અયોધ્યા જવા નીકળ્યા અયોધ્યા જતા રસ્તામાં સરયુ નદી આવે નદીનો પટ મોટો અને પાણી ઊંડું અયોધ્યા જવા માટે સૌએ વહાણમાં બેસીને સામે કિનારે પહોંચવું પડે વહાણ એક જ વારા ફરતી સૌને સામે કિનારે લઈ જાય આથી કિનારા પર મોટી ભીડ થયેલી ઘનશ્યામે ખલાસીઓને કહ્યું અમારા માટે અમારું જુદું વહાણ જોઈએ છે અમે સૌની ભેગા નહીં બેસીએ તું અમને વહાણ જુદું ભાડે કરી આપ આ સાંભળી ખલાસી કહે જુદું વહાણ કરવું હોય તો સવાયા પૈસા પડશે આપવા તૈયાર છો ઘનશ્યામ કહે સવાયા પૈસા નહીં મળે એમને એમ આવવું હોય તો ચાલ એટલું કહી ઘનશ્યામે ધર્મપિતાને કહ્યું તમે સૌ મારી પાછળ પાછળ અહીં ચાલે આવો ઘનશ્યામ સૌને લઈને થોડે દૂર કિનારે પાણીમાં મોટા પથ્થરો પડ્યા હતા ત્યાં ગયા માતા પિતા સુવાસીની ભાભી ઈચ્છારામ અને બીજા છપૈયાના ગ્રામજનોને પથ્થરની એક મોટી પાટ પર બેસાડ્યા પછી પોતે પણ રામ પ્રતાપભાઈ સાથે પથ્થરની નાની છીપર પર બેઠા પછી જમણા હાથથી બંને પથ્થરને સ્પર્શ કર્યો કે તરત જ બંને પથ્થર હોડીની માફક પાણી ઉપર તરવા લાગ્યા દૂર કિનારે ઉભેલા બધા લોકો તથા ખલાસી આ દ્રશ્ય જોઈ રહ્યા સૌને થયું કે આ નાનકડો બાળક તો ભગવાન રામચંદ્ર જ લાગે છે બધા ઘનશ્યામને નમન કરતા ઉભા રહ્યા થોડી જ વારમાં બંને પથ્થરની પાટો સામા કાંઠે પહોંચી ગઈ સૌ સામા કાંઠે ઉતરી ગયા અને ધર્મપિતા સાથે અયોધ્યા તરફ ચાલવા લાગ્યા માસીને પરચો એક દિવસ ચપૈયામાં ભક્તિમાતાને ઘેર તેમના બહેન વસંતાબાઈ અને ચંદનબાઈ રહેવા આવ્યા વસંતબાઈ તેમના પુત્ર માણેકધનને સાથે લાવ્યા હતા અને ચંદનબાઈ તેમના પુત્ર બસ્તીને સાથે લાવ્યા હતા તેમણે આવીને ભક્તિમાતાને પૂછ્યું ઘનશ્યામ ઘરમાં નથી ભક્તિમાતાએ કહ્યું ફિરોજપુર ગયા છે હમણાં આવશે ત્યાં તો સાંજ પડી એટલે ઘનશ્યામ અને ઈચ્છારામ ધર્મપિતા સાથે ઘેર આવ્યા બંને માસીઓએ ઘનશ્યામ અને ઈચ્છારામને પતાસા આપ્યા તે દિવસે સાંજે જમીને સૌ સૂઈ ગયા બીજે દિવસે વહેલી સવારે ચંદન માસી અને વસંતા માસી ઘંટી ઉપર લોટ દળવા બેઠા ચંદન માસીને થયું પ્રભાતનો સમય છે માટે પ્રભાત્યુ ગાઈએ એમ વિચારી દળતા દળતા તેમણે તુલસીદાસનું પ્રભાતિયું ગાવાનું શરૂ કર્યું ચંદન માસીએ પહેલી લીટી ગાઈ ઉઠો લાલ પ્રભાત ભયા હે આ સાંભળી બાજુમાં પલંગ પર સૂતેલા ઘનશ્યામ બોલ્યા માસી બા હું તો અહીં જાગું છું મને શા માટે ઉઠવાનું કહો છો શું કામ છે તમારે આ સાંભળી બંને માસી બોલ્યા તમને કોણ બોલાવે છે અમે તો ભગવાનને જગાડીએ છીએ આ સાંભળી પથારીમાં પડ્યા પડ્યા ઘનશ્યામે હાથ લાંબો કરી ઘંટી ઉપર દાબ્યો બંને માસીઓએ ઘંટી ફેરવવા પ્રયત્ન કર્યો પણ ઘંટી ફરી જ નહીં એટલે ઘનશ્યામ કહે માસી તમે મને જ ઉઠાડતા હતા એમ કહો તમે જે ભગવાનને ઉઠાડો છો તે જ ભગવાને આ ઘંટી ઉપર હાથ મૂક્યો છે આ સાંભળી બંને માસીઓએ ઘંટી પરથી ઘનશ્યામનો હાથ ખસેડવા ઘણા પ્રયત્ન કર્યા પરંતુ હાથ ખસે જ નહીં એવામાં ભક્તિ માતા દીવો લઈને ઓરડામાં આવ્યા એટલે બંને માસીઓએ ફરિયાદ કરી ઘનશ્યામને કહો ઘંટી પરથી હાથ લઈ લે અમારાથી તેમનો હાથ નથી ખસતો તેથી ભક્તિ માતાએ કહ્યું ઘનશ્યામ હાથ ઉપાડી લો માતાની આજ્ઞા સાંભળી ઘનશ્યામ બોલ્યા માં તમે બંને માસીને પૂછી જુઓ કે તેઓ કોને જગાડે છે ઘનશ્યામની ફરિયાદ સાંભળી વસંતા માસી વચ્ચે જ બોલી ઉઠ્યા અરે ભાઈ તમને જ જગાડીએ છીએ બસ હવે દળવા દો આ સાંભળી ઘનશ્યામે કહ્યું જો પહેલેથી જ આમ સાચું કહી દીધું હોત તો આ ઘંટી ઊભી ન રહેત દળવાનું મોડું થાત નહીં એટલે બંને માસીઓ બોલી તમે જ ભગવાન છો તમારા ચમત્કારની અમને આજે ખબર પડી અમે તમારી માફી માગીએ છીએ એમ કહી તેઓ ઘનશ્યામને પગે લાગ્યા બધી રસોઈ જમી ગયા અયોધ્યામાં ગયા પછી થોડા દિવસમાં રામનવમીનો ઉત્સવ પાસે આવ્યો ધર્મપિતાએ પોતાને ઘેર રામનવમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવા માટે કંકોત્રીઓ લખાવી સગા સંબંધીઓને તેડાવ્યા આજુબાજુના ગામમાંથી ઘણા સગા સંબંધીઓ આઠમને દિવસે આવી ગયા સૌએ બીજે દિવસે રામનવમીનો ઉત્સવ કર્યો આખો દિવસ કથા કીર્તન અને ભજન કર્યા બીજે દિવસે વહેલી સવારે ભક્તિ માતા અને સુવાસીની ભાભીએ ઉઠીને સૌને પારણા કરાવવા માટે રસોઈ બનાવી ઘનશ્યામ પણ ભક્તિ માતા સાથે વહેલા ઉઠી તૈયાર થઈ ગયા રસોઈ બધી તૈયાર થઈ એટલે થાળ ધરવા ભક્તિ માતાએ બધી જ રસોઈ ઠાકોરજી પાસે મૂકી એટલે ઘનશ્યામ કહે માં મને ભૂખ લાગી છે આ સાંભળી થાળમાંથી થોડી થોડી દરેક વાનગી કાઢી એક થાળીમાં પીરસીને ઘનશ્યામને આપી ઘનશ્યામે થોડી વારમાં થાળી ખાલી કરી નાખી પછી ઠાકોરજીના થાળમાંથી જમવા લાગ્યા તેમાં મૂકેલી બધી રસોઈ ઘનશ્યામ જમી ગયા પછી બધા વાસણો પણ ખાલી કરી નાખ્યા પછી પાણી પીને રસોડાની બહાર આવ્યા ત્યાં તો ભક્તિ માતાએ જોયું તો બધી રસોઈ ખલાસ બધા વાસણ ખાલી તેમણે રસોડાની બહાર આવી ધર્મપિતાને કહ્યું દાળ ચોખા લોટ શાક ઘી ગોળ બધું જ ફરીથી બજારમાં જઈને લઈ આવો ઘનશ્યામ આટલા બધા માણસની રસોઈ જમી ગયા છે બધા વાસણ ખાલી કરી નાખ્યા માટે ફરીથી રસોઈ બનાવવી પડશે માટે જલ્દીથી બધી વસ્તુઓ લઈ આવો નહીં તો મહેમાનોને શું જમાડીશું આ સાંભળી ઘનશ્યામ બોલ્યા રસોઈ તો બધી એમને એમ પડી છે મેં જરાય ઓછી નથી કરી ચાલો હું તમને બતાવું એટલે ભક્તિ માતા કહે હમણાં જ મેં અને સુવાસિનીએ અંદર જઈને જોયું છે બધા જ વાસણો તમે ખાલી કરી નાખ્યા છે ઘનશ્યામ કહે ના ના ચાલો તો ખરા એમ કહી હાથ ખેંચીને ભક્તિ માતાને રસોડામાં લઈ ગયા ત્યાં તો ચમત્કાર ભક્તિમાતાએ જોયું તો બધા જ વાસણો પહેલાની જેમ જ આખા ભરેલા ભક્તિમાતા તો ઘનશ્યામનો આ ચમત્કાર જોઈને તેને ભેટી પડ્યા અને વહાલ કરવા લાગ્યા ધર્મપિતા પણ અતિશય રાજી થઈ ગયા સૌ મહેમાનોને પંક્તિમાં બેસાડીને જમાડ્યા પછી સૌને વિદાય આપી ગૌરી ગાયની શોધમાં ધર્મદેવને ત્યાં ઘણી ગાયો એકનું નામ ગોમતી ઘનશ્યામને ગોમતી બહુ વાલી ગોમતીને બે વાછરડી એકનું નામ ગૌરી અને બીજીનું નામ કપિલા રોજ સવારે ગોવાળ ધર્મદેવની ગાયો ચરાવવા લઈ જાય દિવસ આખો ચરાવી સાંજે પાછી લઈ આવે એક દિવસ સાંજે બધી ગાયોને લઈને ગોવાળ ઘેર આવ્યો આવીને જોયું તો બધી ગાયો પાછી આવેલી પણ ગૌરી મળે નહીં ગોવાળ તો ફરી પાછો સીમમાં ગયો ગોવાળ ચારે કોર ફરી વળ્યો પણ ગૌરી મળે નહીં તેણે આવીને ધર્મદેવને વાત કરી સાંજ પડી ગઈ હતી ધર્મદેવ તો રામપ્રતાપ અને ઘનશ્યામને લઈને ગૌરી ગાયને શોધવા નીકળ્યા આજુબાજુના કેટલાક ખેતરો ફરી વળ્યા પણ ગૌરી ક્યાંય મળે નહીં પછી તો થોડે દૂર એક જંગલ હતું ત્યાં શોધ શરૂ કરી હવે તો અંધારું પણ થઈ ગયું હતું પૂનમના ચાંદાનું અજવાળું ચારે કોર પડતું હતું ત્રણેય જણાએ શોધ કરવા માંડી શોધતા શોધતા જંગલમાં ઘણે દૂર નીકળી ગયા છતાંય ગૌરી દેખાય નહીં પછી ઘનશ્યામે અને રામપ્રતાપભાઈએ ગૌરી ગાયને બોલાવવા સાદ પાડ્યો તેમનો સાદ સાંભળીને તરત જ દૂર ઝાડીમાંથી ભાંભરતી ભાંભરતી ગૌરી દોડી આવી ઘનશ્યામે પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો હવે ગૌરીને લઈને તે જંગલમાંથી બહાર નીકળવા તેઓ ચાલવા લાગ્યા થોડું ચાલ્યા ત્યાં તો ધર્મદેવ ઊભા રહી ગયા એટલે ઘનશ્યામે પૂછ્યું પિતાજી આગળ ચાલીને કેમ ઊભા રહી ગયા આ સાંભળી ધર્મદેવે આંગળી ચીંધી ઘનશ્યામે આગળ આવીને જોયું તો રસ્તામાં ઝાડ નીચે એક વાઘ સૂતો સૂતો બગાસા ખાતો હતો વાઘને માણસની ગંધ આવી એટલે ત્રાડ પાડીને બેઠો થયો ધર્મદેવ રામપ્રતાપ અને ગૌરી ગાય તો થરથરી ગયા ધર્મદેવને થયું કે આજે તો આપણા ચારેયનું આવી બન્યું વાઘ બધાઈને ખાઈ જશે ત્યાં તો ઘનશ્યામ દોડતા વાઘ પાસે જઈને ઊભા રહ્યા અને તેની સામે દ્રષ્ટિ કરી વાઘ શાંત થઈ ગયો ઘનશ્યામને પગે લાગી તેમની પ્રદક્ષિણા ફરી વળી પાછો શાંતિથી સૂઈ ગયો પછી ઘનશ્યામે કહ્યું પિતાજી હવે ડરશો નહીં ગાયને લઈને મારી પાછળ પાછળ ચાલ્યા આવો વાઘ કાંઈ નહીં કરે હવે તો એ સૂઈ ગયો છે આ સાંભળીને ધર્મદેવ અને રામપ્રતાપભાઈ ગૌરી ગાયને લઈને હળવે પગલે વાઘ આગળથી નીકળી ગયા થોડી વારમાં જંગલમાંથી બહાર નીકળી બાજુના ગામમાં પહોંચી ગયા ત્યાં તેમના સગા ઓઝાને ત્યાં રાત રહી બીજે દિવસે સૌ ગૌરી ગાયને લઈ ઘેર પાછા ગયા ભક્તિ માતા ગૌરી ગાયને જોઈને અને ઘનશ્યામનો ચમત્કાર સાંભળીને ખૂબ જ રાજી થઈ ગયા પાણી ઉપર ચાલ્યા છપૈયામાં એક દિવસ બપોરે ઘનશ્યામ નાનાભાઈ ઈચ્છારામને લઈને બાળ મિત્રો સાથે સીમમાં જવા નીકળ્યા સૌ મીન સરોવરમાં નાયા નાઈને વડના ઝાડ નીચે આંબલી પીપળી રમવા લાગ્યા રમતા રમતા સાંજ થઈ ગઈ એવામાં વરસાદ પડવો શરૂ થયો બધાને થયું થોડીવારમાં વરસાદ બંધ થઈ જશે પછી આપણે ઘેર પહોંચી જઈશું પણ ત્યાં તો મુસળધાર વરસાદ પડવા લાગ્યો ચારે કોર અંધારું ઘોર થઈ ગયું વીજળીના ગડગડાટ થવા લાગ્યા નાના ભાઈ ઈચ્છારામ અને તેના જેવા બીજા બે ત્રણ બાળકો તો રોવા લાગ્યા નદીમાં પૂર આવ્યું થોડી વારમાં તો ચારે કોર જળ બંબાકાર વેણી માધવ અને પ્રાગને પણ ચિંતા થઈ કે ઘેર કેમ પહોંચીશું ઈચ્છારામે ઘનશ્યામને કહ્યું હવે શું થશે આ પાણીમાં ઘરે કેમ જઈશું હું તો પાણીમાં ચાલું તો ડૂબી જ જાઉં ને ઘનશ્યામે ઈચ્છારામ અને બીજા બધાને હિંમત આપી કહ્યું તમે કોઈ ગભરાશો નહીં ચાલો બધા ઝાડ પરથી નીચે ઉતરી પડો હું સૌથી આગળ ચાલીશ ઈચ્છારામ તું મારી ધોતી પકડીને મારી પાછળ ચાલ એમ સૌ એકબીજાની ધોતી પાછળથી પકડી મારી પાછળ ચાલે આવો આપણે પાણીની ઉપરથી ચાલી જઈશું વરસાદ પણ આપણા પર નહીં પડે એમ કહી ઘનશ્યામ સૌ નીચે ઉતર્યા પાછળ ઈચ્છારામને રાખ્યા તેની પાછળ વેણી તેની પાછળ પ્રાગ એમ સૌ એકબીજાની ધોતી પકડી ઘનશ્યામની પાછળ ચાલ્યા જ્યાં પાણી આવ્યું ત્યાં તો બધા બાળકો ઘનશ્યામની સાથે પાણીથી અધ્ધર થઈ ગયા ઘનશ્યામ પાણીથી ઊંચે અધ્ધર ચાલે એક હારમાં બધા ગામ તરફ ચાલ્યા જાય વરસાદ તેમની બે બાજુ પડે પણ કોઈ બાળકની ઉપર ન પડે એમ કરતા નદી વટાવી ગામને પાદરે પહોંચ્યા ધર્મદેવ ભક્તિ માતા અને બધા બાળકોના માતા પિતા તેમના બાળકોની શોધમાં આવેલા તેમણે આ દ્રશ્ય દૂરથી જોયું તેઓ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને ઘનશ્યામના શરીરમાંથી તેજ નીકળતું દેખાયું સૌએ ઘનશ્યામને ભગવાન જાણીને દૂરથી નમસ્કાર કર્યા અને પોતાના બાળકોને સુખરૂપ ઘરે આવી ગયા જાણી સૌ રાજી થયા ઘનશ્યામને પગે લાગી સૌ પોત પોતાને ઘેર ગયા ચોર ચોંટી ગયા ઘનશ્યામના ઘરથી થોડે દૂર વાડી એ વાડી ધર્મપિતાની રામપ્રતાપભાઈ એ વાડીની સંભાળ રાખે એક વખત ઘનશ્યામ અને રામપ્રતાપભાઈએ સંભાળ રાખી ઝાડ ઉપર ફણસ પકવ્યા તેમણે વિચાર કર્યો કે ફણસ પૂરા પાકી જશે એટલે તોડીને ઘરે લાવીશું અને ધર્મપિતા તથા ભક્તિ માતાને જમાડીશું ત્યાં તો એક દિવસ રાત્રે બે ચોર આવ્યા છીંડું પાડીને વાડીમાં પેઠા હળવે પગલે દાખલ થઈને ફણસના ઝાડ ઉપર ચડ્યા તેમણે વિચાર કર્યો કે ફણસ બધા પાકી ગયા છે આપણે ફણસ તોડી લઈએ કોથળામાં ભરીને લઈ જઈશું કાલે સવારે બજારમાં વેચીને ખૂબ પૈસા કમાઈશું પણ આ શું જેવું ફણસ પકડીને તોડવા ગયા કે તરત જ બંને ચોરોના હાથ એ ફણસ સાથે ચોંટી ગયા ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ ફાંફા માર્યા પણ હાથ ઉખડે જ નહીં એમ કરતા વહેલી સવાર થઈ ગઈ તેવામાં ધર્મપિતા હાથમાં પાણીનો લોટો લઈ વાડીમાં દાંતણ કરવા આવ્યા ધર્મપિતાને જોઈ બંને ચોર પસ્તાવા લાગ્યા તેમણે મનમાં પ્રાર્થના કરી હવે કોઈ દિવસ ચોરી નહીં કરીએ પૂછ્યા વગર કોઈ વસ્તુ નહીં લઈએ માટે હે ભગવાન અમને છોડાવો જો રામપ્રતાપભાઈ આવશે તો અમારા હાડકાં ખોખરા કરી નાખશે અમને મારી મારીને અધમુઆ કરી નાખશે માટે હે ભગવાન અમે ફરીથી પ્રાર્થના કરીએ છીએ અમને બચાવો અમને છોડાવો ત્યાં તો બંને ચોરોએ દૂરથી જ રામપ્રતાપ અને ઘનશ્યામને આવતા દીઠા ચોરોના તો મોતિયા જ મરી ગયા રામપ્રતાપભાઈએ ચોરોને ઝાડ પર જોયા એટલે લાકડી લઈને મારવા દોડ્યા પરંતુ ઘનશ્યામે તેમને અટકાવ્યા ધર્મપિતાને સાથે લઈ ઘનશ્યામ ફણસના ઝાડ પાસે આવ્યા ચોરોએ રોતા રોતા માફી માંગી હે ધર્મપિતા અમારી ભૂલ થઈ અમે ફણસની ચોરી કરવા તમારી વાડીમાં આવ્યા હતા અમારા હાથ ફણસ સાથે ચોંટી ગયા છે માટે અમે ઝાડ પરથી ઉતરી શકતા નથી અમને છોડાવો અમારી ભૂલ માફ કરો અમે ફરીથી ક્યારેય ચોરી નહીં કરીએ ચોરની આજીજી સાંભળી ઘનશ્યામે તેમના પર દ્રષ્ટિ કરી તેમના હાથ છૂટી ગયા બંને ચોરો નીચે ઉતર્યા ધર્મપિતા રામપ્રતાપ અને ઘનશ્યામને પગે લાગ્યા ફરીથી માફી માગી ઘનશ્યામે તેમને કહ્યું હવે ક્યારેય ચોરી કરતા નહીં ચોરી કરવી એ મહાપાપ છે એમ કહી બે પાકા ફણસ તોડીને બંને ચોરોને એક એક ફણસ આપ્યું આશીર્વાદ આપી બંનેને વિદાય કર્યા બે સ્વરૂપે દર્શન દિવાળીના દિવસો આવ્યા ધર્મપિતા અને ભક્તિ માતાએ ધનતેરસના દિવસથી અન્નકૂટના ઉત્સવની તૈયારી શરૂ કરી દીધી ઘરમાં ઠાકોરજીને ધરાવવા માટે જુદા જુદા થાળ તૈયાર કરવા લાગ્યા લાડુ જલેબી મૈસૂર મોહનથાળ સાટા બરફી પેડા વગેરે મીઠાઈઓ થાળ ભરી ભરીને બનાવી સેવ ચેવડો ફાફડા મઠિયા ચોળાફળી એવા કેટલાય ફરસાણ બનાવ્યા દિવાળીને દિવસે વહેલી સવારથી ભક્તિ માતા સુવાસીની ભાભી અને ગામની બીજી સ્ત્રીઓ ધર્મપિતાને ઘેર આવીને રસોઈ કરવા લાગી ભક્તિ માતાએ દૂધપાક શ્રીખંડ બાસુંદી શીરો બિરંજ વગેરે બનાવ્યા સુવાસીની ભાભીએ ઢોકળા પાતરા વડા ભજીયા કચોરી વગેરે બનાવ્યા કોઈએ જાત જાતના શાક બનાવ્યા તો કોઈએ જુદા જુદા કઠોળ બનાવ્યા કોઈએ પૂરી રોટલી પકોડી ખાજા વગેરે બનાવ્યા તો કોઈએ ભાત દાળ કઢી ખીચડી વગેરે બનાવ્યા મોટાભાઈ રામપ્રતાપ વાડીમાંથી ચીકુ દાડમ ફણસ દ્રાક્ષ શેરડી કેળા નારંગી કાજુ વગેરે ફળો તોડી લાવવા ગયા આ બાજુ ઠાકોરજીની ઓરડીમાં ધર્મપિતા પાસે ઘનશ્યામ શણગાર કરવા લાગ્યા ઠાકોરજીને સુંદર પોશાક પહેરાવ્યા ચારે કોર તોરણ બાંધ્યા દીવા ગોઠવ્યા એમ કરતા અગિયાર વાગ્યા એટલે ઠાકોરજી આગળ બધા થાળ ગોઠવવા શરૂ કર્યા બાર વાગતા સુધીમાં તો ઠાકોરજી આગળ મીઠાઈ ફરસાણ શાક કઠોળ વિવિધ રસોઈ અને ફળો પણ ગોઠવાઈ ગયા પાન બીડા પણ ધરાવ્યા ચાંદીના લોટામાં પાણી ધરાવી સૌ ઠાકોરજી આગળ બેસી ગયા પછી સૌએ થાળ ગાયો ત્યાર પછી ધર્મપિતાએ આરતી પ્રગટાવી આરતી કરવાની શરૂ કરી આખા ગામના લોકો ધર્મપિતાને ઘેર અન્નકૂટના દર્શન કરવા આરતી વખતે ભેગા થયેલા ત્યાં તો ચમત્કાર બધા ઘડીકમાં ધર્મપિતા આગળ જુએ તો ઘડીકમાં ઠાકોરજી આગળ જુએ સૌને ઠાકોરજીની બાજુમાં ઘનશ્યામ ઉભેલા દેખાય અને સાથે સાથે ધર્મપિતાની બાજુમાં જ તેમની સાથે આરતી ઉતારતા પણ ઘનશ્યામ દેખાય બધાને આરતી પૂરી થઈ ત્યાં સુધી ઘનશ્યામના બે સ્વરૂપે દર્શન થયા સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો સૌ ઠાકોરજી અને ઘનશ્યામને પગે લાગવા લાગ્યા ધર્મપિતા તો આશ્ચર્ય જોઈ સમજી ગયા કે ઘનશ્યામ જ સૌથી મહાન ભગવાન છે તેમણે તરત જ એક મોટો થાળ મંગાવ્યો તેમાં અન્નકૂટની બધી જ વાનગીઓ મૂકી ઘનશ્યામને જમવા આપી ઘનશ્યામે નાનાભાઈ ઈચ્છારામજીને બોલાવ્યા અને બંને ત્યાં ઠાકોરજી સામે જમવા બેઠા બપોરે બે વાગ્યા સુધી સૌએ અન્નકૂટના દર્શન કર્યા પછી બધા ગ્રામજનોને ઘનશ્યામે પોતાના હાથે જ અન્નકૂટની પ્રસાદી આપી ભગવાને જ પ્રસાદી આપી છે એમ માની સૌ આનંદમાં હરખાતા હરખાતા પ્રસાદ લઈ ઘેર ગયા આંધળાને દેખતો કર્યો અયોધ્યામાં ધર્મદેવના ઘરની પાછળ મહાદેવનું મંદિર ત્યાં ઘનશ્યામ એક દિવસ દર્શન કરવા ગયા દર્શન કરતા હતા ત્યારે દેવીબક્ષ નામના એક કાયસ્થને શંકર ભગવાન પાસે પ્રાર્થના કરીને ન માગવાની વસ્તુ માગતા સાંભળ્યો તે સાંભળી ઘનશ્યામ ઉદાસ થઈ ગયા તેમને ઘર છોડી તપ કરવા જવાનું મન થઈ ગયું તેમને થયું જગતમાં કેટલાય આવા અજ્ઞાની જીવો હશે બધાને ઉપદેશ આપી મારે તેમનું કલ્યાણ કરવું છે એમ વિચાર કરતા કરતા ઉદાસ મને ઘનશ્યામ ઘરે આવ્યા ધર્મપિતાએ તેમને ઉદાસ જોયા એટલે ધર્મપિતાએ પૂછ્યું ઘનશ્યામ તમે આજ ઉદાસ કેમ જણાઓ છો ઘનશ્યામે તરત જ હસીને જવાબ આપ્યો ના રે હું કાંઈ ઉદાસ નથી એમ કહી વાત ઉડાવી દીધી બીજે દિવસે ઘનશ્યામ વિદ્યાકુંડના મંદિરે દર્શન કરવા ગયા ત્યાં વ્રજવિહારી નામનો એક આંધળો બ્રાહ્મણ પૂજારી હતો તેને આખું રામાયણ અને મહાભારત મોઢે તેથી તે મંદિરમાં બેઠો બેઠો રામાયણની કથા કરતો હતો કેટલાક ભક્તો કથા સાંભળતા હતા કથામાં રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષનો વનવાસ ભોગવવા ઘર છોડી જાય છે તે વાત આવી તે વાત સાંભળી ઘનશ્યામને ઘર છોડીને વનમાં તપ કરવા જવાનો વિચાર આવ્યો તેમણે કથા બંધ રખાવીને વૈરાગ્ય સંબંધી પ્રશ્નો વ્રજવિહારી બ્રાહ્મણને પૂછ્યા બ્રાહ્મણે કહ્યું કથામાં પ્રશ્ન પૂછો તો કથામાં ખલેલ પડે માટે કથામાં પ્રશ્ન પૂછશો નહીં મારે ઘેર આવીને પૂછજો હું બધા જવાબ આપીશ બ્રાહ્મણનો આવો ઉત્તર સાંભળી ઘનશ્યામ ઉદાસ થઈ મંદિરની બહાર નીકળી ગયા ઘનશ્યામ મંદિર બહાર ઓટલા પર જઈને બેઠા આ જોઈ બધા ભક્તોએ બ્રાહ્મણને કહ્યું તમે ઘનશ્યામ પાસે જાઓ તેમના આશીર્વાદ લો ઘનશ્યામ બહુ ચમત્કારિક છે એ તો ભગવાન છે ઘનશ્યામને ઉદાસ ન કરશો વ્રજવિહારી બ્રાહ્મણને પોતાની ભૂલ સમજાઈ પોતાના શિષ્યનો હાથ પકડીને મંદિર બહાર ઓટલા પાસે આવી ઘનશ્યામની માફી માંગી બ્રાહ્મણે ઘનશ્યામને કહ્યું હે ઘનશ્યામ તમે તો ભગવાન છો તમે ચમત્કારી છો મને આંધળાને દેખતો કરો હું ભગવાનનું ભજન કરીશ પૂજા કરીશ કથા વાંચ્યા કરીશ મારો ગરીબનો ઉદ્ધાર કરો માટે કૃપા કરીને મને આશીર્વાદ આપો અને મને દેખતો કરો ઘનશ્યામને વ્રજવિહારી બ્રાહ્મણની દયા આવી એટલે તેને માથે હાથ મૂકીને ઘનશ્યામે તેની સામું જોયું ત્યાં તો ત્યાં તો તે દેખતો થઈ ગયો તે વખતે બ્રાહ્મણને અને ઉભેલા બીજા ભક્તોને ઘનશ્યામમાં રામચંદ્ર ભગવાનના દર્શન થયા થોડી વારે બ્રાહ્મણ એ ઘનશ્યામના આશીર્વાદ લઈ પગે લાગી રાજી થઈ ઘનશ્યામ સામુ જોતો જોતો ઘેર ગયો નિત્યક્રમ ઘનશ્યામ રોજ સવારે ચાર વાગે ઉઠી જાય ઉઠીને પથારીમાં થોડો વખત ભગવાનનું સ્મરણ કરે મિત્રો સાથે સરયુ નદીમાં સ્નાન કરવા પધારે ત્યાં શૌચક્રિયા પતાવી દાંત સાફ કરીને નાહી લે નાહીને સ્વચ્છ કપડાં પહેરીને પૂજા કરે ધ્યાન કરે પછી ગાયનું દૂધ પીને ધર્મપિતા આગળ અભ્યાસ કરવા બેસી જાય ધર્મપિતા તેમને વ્યાકરણ ન્યાય ધર્મશાસ્ત્ર વેદો ઉપનિષદો ગીતા સાંખ્ય યોગ વેદાંત વગેરે શાસ્ત્રના ગ્રંથો ભણાવે ઘનશ્યામ ધ્યાનપૂર્વક ભણે ધર્મપિતા ભણાવી રહે પછી બધા ગ્રંથોનો પોતે અભ્યાસ કરે નવ વાગે એટલે અયોધ્યામાં દરેક મંદિરે દર્શન કરી આવે જ્યાં રામાયણની સારી કથા થતી હોય ત્યાં જઈને બેસે ધ્યાનપૂર્વક કથા સાંભળે બાર વાગે એટલે ઘરે આવે હાથપગ ધોઈને ધર્મપિતાની સાથે જમવા બેસે પછી સ્વાધ્યાય કરે બપોરે ત્રણ વાગે નદીએ નહાવા જાય મિત્રો સાથે દેવ મંદિરમાં દર્શન કરતા સંધ્યા આરતીમાં હનુમાન ગઢીએ અચૂક પહોંચી જાય ત્યાં મંદિરમાં સંધ્યા આરતી કરીને પછી જ ઘરે આવે ઘરે આવી હાથપગ પગ ધોઈને ધર્મપિતા સાથે વાળું કરવા બેસે વાળું કરીને ધર્મપિતા પાસે જઈને બેસે ધર્મપિતા તેમને રામાયણ મહાભારત પુરાણો વગેરેમાંથી કથા પ્રસંગો કહે તે ધ્યાનપૂર્વક સાંભળે પછી સૂઈ જાય આ હતો તેમનો નિત્યક્રમ કાશીમાં વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન ઘનશ્યામને અગિયારમું વરસ બેઠું એ અરસામાં ચંદ્રગ્રહણ આવ્યું તેથી ધર્મદેવે કાશીમાં ગંગા સ્નાન કરવા જવા વિચાર્યું અન્ય સંબંધીઓને તેડાવીને ધર્મપિતા કાશી પહોંચ્યા ધર્મદેવની એક વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા ખૂબ પ્રસરી હતી કાશીના વિદ્વાનોએ જ્યારે જાણ્યું કે ધર્મદેવ પધાર્યા છે તેથી સૌ તેમને મળવા ગંગા કાંઠે આવેલા ગોમઠમાં આવવા લાગ્યા ધર્મપિતાની સાથે હંમેશા ઘનશ્યામ હોય જ તેમને જોતા જ વિદ્વાનો વિચારમાં પડી ગયા કે આ ધર્મદેવને ઘરે સાક્ષાત બૃહસ્પતિ પધાર્યા છે કે શું ગોમઠમાં આવતા વિદ્વાનોએ ધર્મદેવની મધ્યસ્થીએ એક ધર્મસભા ને ચર્ચા યોજવાનું નક્કી કર્યું ધર્મદેવે સંમતિ આપી આ સભામાં જુદા જુદા અનેક સંપ્રદાય ને મતના પંડિતો આવ્યા હતા અદ્વૈતવાદી પંડિતોએ ચર્ચાની શરૂઆત કરતા કહ્યું બધું જ બ્રહ્મ છે બ્રહ્મ જ સત્ય છે તે સિવાય બધું જ મિથ્યા છે દ્વૈતવાદી પંડિતો કહે ના બ્રહ્મ જીવ અને જગત એમ બધું જ સાચું છે આ વિવાદનો કોઈ અંત આવે તેમ નહોતો બધાને લાગ્યું કે ઘનશ્યામ જેવા ચમત્કારિક બાળક કયામતનું પ્રતિપાદન કરે છે તે જાણીએ તેમના વચનો પ્રમાણભૂત ગણાય બધાની વિનંતીથી અને ધર્મપિતાની આજ્ઞાથી ઘનશ્યામે ચર્ચાનો દોર હાથમાં લીધો અને વેદની શ્રુતિઓના ગહન અર્થોને એવી સુંદર છટાતી સમજાવ્યા કે વિદ્વાનો દંગ થઈ ગયા ગંગાના અસ્ખલિત પ્રવાહની જેમ બાળપ્રભુએ શાસ્ત્રોના પ્રમાણોથી વિશિષ્ટા દ્વૈત મતનું એટલું સુંદર પ્રતિપાદન કર્યું કે સૌ આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા ઘનશ્યામ તો હજુય આગળ બોલતા જ હતા પરંતુ તેમના સ્વરૂપમાંથી પ્રકટ થતા પ્રકાશને લઈને ત્યાં બેઠેલા સર્વને સમાધિ થઈ ગઈ દરેકને ઘનશ્યામના સ્વરૂપમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થયા કોઈને શંકરાચાર્ય રૂપે કોઈને સદાશિવ રૂપે કોઈને રામચંદ્રજી રૂપે દર્શન થયા તો વળી કોઈકને શ્રી કૃષ્ણની મધુરી મોરલીનો નાદ ઘનશ્યામની વાણીમાં સંભળાયો એ જ સમાધિની આ અવસ્થામાં જ સૌ ઘનશ્યામનું પૂજા અર્ચન કરવા લાગ્યા આ જોઈ ધર્મદેવને ખૂબ જ આશ્ચર્ય થયું અંતે ઘનશ્યામે બધાને સમાધિમાંથી જાગૃત કર્યા ત્યારે સૌ વિદ્વાનોએ તેમની ગદગદ કંઠે સ્તુતિ કરી ઘનશ્યામને સૌએ દંડવત પ્રણામ કર્યા ધર્મદેવનું આજે ગૌરવ વધ્યું વિદ્વાનોએ એમના ભાગ્યની ખૂબ જ પ્રશંસા કરી ઘનશ્યામનો દિગ્વિજય થયો અને ધર્મદેવના આનંદનો પણ પાર ન રહ્યો ભક્તિમાતા અને ધર્મપિતાનો દેહોત્સર્ગ હવે ઘનશ્યામ અગિયાર વર્ષના થયા ભક્તિમાતા અને ધર્મપિતા ઘણા વૃદ્ધ થયા છે થોડા દિવસ પછી ભક્તિમાતાને તાવ આવવો શરૂ થયો દિવસે દિવસે શરીર નબળું થતું ગયું ભક્તિ માતા તાવ અને નબળાઈને લીધે પથારીમાં સૂવે છે તેમણે એક દિવસ સાંજે ત્રણેય પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું મને રોગ વધતો જાય છે આખા શરીરમાં પીડા થાય છે હવે હું વધારે વખત જીવીશ નહીં રામપ્રતાપ તથા સુવાસિની તમે ઘનશ્યામ અને ઈચ્છારામને સાચવજો ઘનશ્યામ અને ઈચ્છારામ તમે મોટા ભાઈ અને સુવાસીની ભાભીની આજ્ઞામાં રહેજો સંપથી રહેજો ધર્મપિતા તથા રામપ્રતાપભાઈએ પત્ર લખી બધા સગાવાલાને બોલાવ્યા ભક્તિ માતાનો અંતકાળ નજીક આવ્યો હતો તે વખતે ઘનશ્યામે ભક્તિ માતાને સુંદર ઉપદેશ કર્યો અને ચતુર્ભુજ નારાયણ રૂપે દર્શન આપ્યા ભક્તિ માતા ઘનશ્યામની મૂર્તિના ધ્યાનમાં લીન થઈ ગયા થોડીવાર પછી ભક્તિ માતા અક્ષરધામમાં પધાર્યા ત્રણેય ભાઈઓ તથા ધર્મપિતા સૌ સગાવાલા અને ગ્રામજનોએ ભક્તિમાતાની અંતિમ ક્રિયા કરી સૌએ તેમના જેવા ભક્તિવાન થવાનો નિશ્ચય કર્યો ત્યારબાદ છ માસ પછી ધર્મપિતા માદા પડ્યા વૃદ્ધાવસ્થા એટલે થાક બહુ લાગે નબળાઈને લીધે પથારીમાંથી ઉઠાય પણ નહીં તેમણે ગરીબો અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાનું શરૂ કર્યું પુત્રને પોતાની પાસે બેસાડીને ભાગવતની કથા વંચાવે એક દિવસ કથા પૂરી થઈ એટલે તેમણે ત્રણેય દીકરાઓને પાસે બોલાવ્યા ધર્મપિતાએ રામપ્રતાપભાઈને કહ્યું જુઓ રામપ્રતાપ ઘનશ્યામ તો ભગવાન છે વળી ઉદાસી મનવાળા છે માટે તેમને હંમેશા લાડથી રાખજો ક્યારેય કડવું વેણ કહેતા નહીં મારી માફક જ ઘનશ્યામ અને ઈચ્છારામની સંભાળ લેજો અને તમે બંને નાના ભાઈઓ મોટા રામપ્રતાપની આજ્ઞામાં રહેજો આટલું મારું વચન હંમેશા પાળજો ધર્મપિતા શિખામણ આપી રહ્યા પછી ઘનશ્યામે પોતાના શરીરમાંથી તેજ કાઢ્યું તે તેજમાં ધર્મપિતાને બ્રહ્મા વિષ્ણુ શંકર રામ તથા કૃષ્ણ વગેરે ભગવાનના ચોવીસ અવતારના દર્શન થયા ધર્મપિતાનું મન ઘનશ્યામમાં ચોંટી ગયું ધર્મપિતાએ પથારીમાં પડ્યા પડ્યા ઘનશ્યામને હાથ જોડી પ્રાર્થના કરી થોડી વારમાં ધર્મપિતા પણ ધામમાં પધાર્યા સૌના શોકનો પાર ન રહ્યો સૌએ ધર્મપિતાને ગંગાજળથી સ્નાન કરાવી વિધિપૂર્વક અંતિમ ક્રિયા કરી ગરીબોને તથા બ્રાહ્મણોને દાન દીધા બધાએ ધર્મપિતા જેવા ધર્મવાન અને સદગુણી થવાય તેવી પ્રભુને પ્રાર્થના કરી ઘનશ્યામનો ગૃહ ત્યાગ ભક્તિ અને ધર્મપિતાના ધામમાં ગયા પછી ઘનશ્યામે ઘરનો ત્યાગ કરી તપ કરવા વનમાં જવાનો વિચાર કર્યો તેઓ ઘરેથી નીકળવાનો લાગ જોતા હતા તેવામાં એક દિવસ સવારે ઘનશ્યામ સંસારથી ખૂબ ઉદાસ થઈ ગયા નાહી ધોઈને અયોધ્યાના બધા મંદિરોમાં દર્શન કરી આવ્યા દર્શન કરીને પાછા આવતા હતા ત્યારે વચ્ચે ઉપવનમાં કેટલાક મલ્લો કુસ્તી ધાવ રમતા હતા મલ્લોએ ઘનશ્યામને આવતા જોઈ ચારે બાજુથી ઘેરી લીધા અને આગળ જવા દીધા નહીં આથી ઘનશ્યામે પોતાનું શરીર મલ્લ જેવું મોટું અને બળવાન બનાવી દીધું તેઓ મલ્લો સાથે કુસ્તીમાં ઉતરી પડ્યા એક એક મલ્લને હવામાં અદ્ધર ગોળ ગોળ ફેરવીને પછાડ્યા સૌના હાડકા ખોખરા કરી નાખ્યા કોઈ ઊભા થઈ શક્યા નહીં સત્તાવીસે સત્યાવીસ મલ્લ રોવા લાગ્યા આથી મલ્લોના માતાપિતા અને સંબંધીઓ ઘનશ્યામના મોટાભાઈને ફરિયાદ કરવા ગયા તેમણે રામપ્રતાપભાઈને કહ્યું અમારા પુત્રોને વગર વાંકે તમારા ઘનશ્યામે માર્યા છે આ સાંભળી રામપ્રતાપભાઈને થયું કે ઘનશ્યામને ઠપકો આપવો જોઈએ આવી ફરિયાદો તેમને માટે રોજ આવશે તો ગામમાં આપણું ખોટું દેખાશે વળી માતાપિતા નથી એટલે ઘનશ્યામ તોફાન કરે એ ન ચાલે એમ વિચારી રામપ્રતાપભાઈએ ઘનશ્યામને ઠપકો આપ્યો ઘનશ્યામે બધું મૂંગે મોઢે સાંભળી લીધું અને છેલ્લે કહ્યું મોટા ભાઈ આજ પછી મારી કોઈ ફરિયાદ નહીં આવે બસ આ જ સમયે ઘનશ્યામે ગૃહત્યાગ કરવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો સાંજે મોટાભાઈ અને ભાભી સાથે શાંતિથી વાળું કરી સૂઈ ગયા બીજે દિવસે વહેલી સવારે સાડા ત્રણ વાગે ઘનશ્યામ ઉઠી ગયા હળવેકથી સાથે લેવાનો સામાન લઈને જ્યારે સૌ ઘરમાં સૂતા હતા ત્યારે ઘર છોડીને ચાલી નીકળ્યા સ્નાન કરવાને બહાને સરયુ નદી તરફ ચાલવા લાગ્યા તે વખતે ઘનશ્યામે કેડ પર મુંજની મેખલા બાંધી હતી શરીર પર ફક્ત એક નાનું વસ્ત્ર કૌપીન પહેરી હતી પીઠ ઉપર મૃગચર્મ ઓઢ્યું હતું એક હાથમાં માળા હતી બીજા હાથમાં પલાશનો દંડ હતો તેને છેડે બધા શાસ્ત્રોના સાર રૂપી ગુટકો કપડામાં બાંધી લટકાવેલો તથા કમંડળ ભિક્ષાપાત્ર અને પાણી ગાળવાનું વસ્ત્ર સાથે હતા ગળામાં તુલસીની બેવડી કંઠી હતી ખભે જનોઈ હતી શાલીગ્રામ અને બાલ મુકુંદનો બટવો પણ સાથે લીધેલો અને કપાળમાં તિલક ચાંદલો માથે જટા બાંધી હતી અને ઉઘાડે પગે ચાલતા હતા ઘનશ્યામ તો સરયુને પેલે પાર હિમાલયમાં તપ કરવા ચાલી નીકળ્યા સરયુને તીરે ઘનશ્યામ છાનામાના વર્ણીનો વેશ લઈને ઘરનો ત્યાગ કરીને સરયુ નદી તરફ નીકળી પડ્યા વારંવાર પાછું વળીને જુએ રખે મોટાભાઈ પાછળથી આવીને ઘેર લઈ જશે તો હવે તો ઘરે પાછા જવું જ નથી ખૂબ તપ કરવું છે અનેક લોકોનો ઉદ્ધાર કરવો છે એવું વિચારતા ઉતાવળે પગલે સરયુને કાંઠે આવી ઉભા રહ્યા તે દિવસ સંબંધ અઢારસો ઓગણપચાસના અષાઢ સુર દસમનો હતો વહેલી સવારનો સમય હતો ઝરમર ઝરમર વરસાદ પડતો હતો સરયુ નદીમાં પૂર આવ્યું હતું નદી બે પટ ઉભરાતી હતી ઘનશ્યામ સરયુના પૂર પાર ઉતરવા તેમાં ઝંપલાવવા નિર્ધાર કરીને સરયુને તીરે ઊભા હતા તેવામાં કાલીય નામના એક અસુરના સરદારે કૌશિક નામના એક રાક્ષસને ઘનશ્યામને મારી નાખવા મોકલ્યો કૌશિક રાક્ષસ બિલ્લી પગલે પાછળથી આવ્યો અને એક જ ધક્કે નાનકડા ઘનશ્યામને સરયુ નદીના પૂરમાં ફગાવી દીધા નદીના પૂરમાં ઘનશ્યામ જાય તણાયા ઘડીવારમાં તો ઘનશ્યામ દેખાતા બંધ થઈ ગયા કૌશિક રાક્ષસ ખુશ થયો અને પોતાના સરદાર કાલી અને ખબર આપવા ગયો ભાભીનો વિલાપ અહીં ઘરે મોટાભાઈ રામપ્રતાપ અને સુવાસીની ભાભી ઉઠ્યા ત્યારે જોયું તો ઘનશ્યામ પથારીમાં મળે નહીં તેમને થયું કે રોજના કરતા કદાચ આજે ઘનશ્યામ વહેલા નાહવા ગયા લાગે છે હમણાં નદીએથી નાહીને આવશે મોટાભાઈ નાહીને ખેતરે ગયા ભાભીએ ઘનશ્યામ માટે નાસ્તો બનાવી રસોઈનું કામકાજ શરૂ કર્યું સવારના કામમાં કોઈને ઘનશ્યામ યાદ આવ્યા નહીં બપોર થઈ પણ હજી ઘનશ્યામ પાછા કેમ નહીં આવ્યા હોય ભાભી ક્યારના રાહ જુએ છે કે ઘનશ્યામ આવે એટલે સાથે જમીએ પણ ઘનશ્યામ ઘરે પાછા નથી આવ્યા ભાભીને ચિંતા થવા લાગી તેમણે ઘનશ્યામના બાળ મિત્રોને બોલાવીને પૂછવા માંડ્યું ઘનશ્યામ ક્યાં છે તમે એમને જોયા છે કેમ હજી ઘેર નથી આવ્યા તમને ખબર છે ક્યાં ગયા છે પણ બધા બાળ મિત્રો કહે અમને ખબર નથી અમે આજે સવારે નાહવા ગયા ત્યારે નદી કિનારે નહોતા અમારી સાથે નાહવા નથી આવ્યા આથી ભાભીને વધારે ચિંતા પેઠી ભાભી પોતે બધા સગાવાલાને ઘરે તપાસ કરવા ગયા લક્ષ્મીબાઈ ચંદનમાસી બધાના ઘરે તપાસ કરી પણ ઘનશ્યામનો પત્તો જ નહીં એવામાં સાંજ થવા આવી તેમણે ખેતરે માણસ મોકલી રામપ્રતાપભાઈને ઘેર બોલાવી બધી વાત કરી રામપ્રતાપભાઈ પણ દિલગીર થઈ ગયા તેમને પણ ચિંતા થવા લાગી અયોધ્યામાં જે જે મંદિરમાં ઘનશ્યામ દર્શને જતા હતા તે બધા જ મંદિરમાં તપાસ કરી આવ્યા પણ ઘનશ્યામ મળે જ નહીં સરયુને કાંઠે તપાસ કરી જાંબુના વનમાં તપાસ કરી છપૈયાને પાદર તપાસ કરી વેણી માધવ અને પ્રાગના ખેતરોમાં તપાસ કરી ઘનશ્યામ જ્યાં જ્યાં રમતા એ બધે સ્થળે તપાસ કરી પણ ઘનશ્યામ ક્યાંય મળ્યા નહીં નાનાભાઈ ઈચ્છારામ ઘડીએ ઘડીએ ભાભીને પૂછે છે ભાભી ઘનશ્યામ ભૈયા ક્યાં મને ઘરમાં ગમતું નથી ઘનશ્યામને બોલાવો ને ભાભી ચોધાર આંસુએ રડે છે તેમને કાંઈ કરવું ગમતું નથી ઘનશ્યામ જ યાદ આવે છે ઘનશ્યામના બાળ મિત્રોને પણ ઘનશ્યામ વગર ગમતું નથી બધા જ ઘનશ્યામ ક્યાં ઘનશ્યામ ક્યાં કરે છે કોઈને ચેન પડતું નથી બધા બાળ મિત્રો થોડી થોડી વારે આવીને પૂછે છે ઘનશ્યામ મળ્યા અમને નથી મળ્યા અમે બધે જઈ આવ્યા બધી શેરીઓમાં ઘૂમી વળ્યા બધે ચૌટે જઈ આવ્યા ચોરે તપાસ કરી આવ્યા પણ ક્યાંય ઘનશ્યામ મળતા જ નથી ક્યાં ગયા હશે શું થયું હશે કેમ નથી આવ્યા હવે તો મોટાભાઈ રામપ્રતાપની પણ ધીરજ રહેતી નથી તેમને પણ આંખમાં પાણી આવતા જાય છે બધા સગાવાલા ઘનશ્યામને શોધવા લાગ્યા છે બધી શેરીઓ અને બજાર ઘૂમી વળ્યા બધે ઘરે તપાસ કરી પણ ઘનશ્યામ ન મળે અંધારું થવા લાગ્યું હતું સૌ સગાવાલા ફાનસ હાથમાં લઈને ગામ બહાર સીમમાં ખેતરોમાં નદી કિનારે જંગલમાં એમ બધે સ્થળે શોધવા નીકળી પડ્યા અહીં ભાભીના રુદનનો પાર નથી ઈચ્છારામજી પણ ઘનશ્યામને યાદ કરીને રડે છે બધા બાળ મિત્રો રડે છે ઘનશ્યામ સૌના લાડકા તેથી ગામની બધી સ્ત્રીઓ બધા પુરુષો રડે છે ભાભીને થયું કદાચ જંગલમાં વાઘ વરુએ ફાડી ખાધા હશે તો કદાચ સર્પ કરડી ગયો હશે તો કદાચ નદીમાં મગર ઘનશ્યામને ગળી ગયો હશે તો આવા આવા વિચારો કરે અને ભાભી છાતી ફાટ રડે વળી વિચાર કરે મોટાભાઈ ગઈકાલે વડ્યા એટલે કદાચ ઘર છોડીને સાધુ બનીને તપ કરવા ચાલી ગયા હશે પણ મોજડી અને કપડાં તો અહીં પડ્યા છે ઉઘાડા પગે કેવી રીતે ચાલશે વરસાદમાં કેવી રીતે સાજા રહેશે ઉઘાડા શરીરે તાડ તડકો કેમ સહન કરશે જંગલમાં કોણ રસોઈ કરીને જમાડશે રોજ દૂધ દહીં મીઠાઈ ખાનારા ઘનશ્યામને જંગલના જંગલી ફળ ફૂલ કેવી રીતે ભાવશે જંગલી પ્રાણીઓ તેમને ફાડી જ ખાશે આવા વિચાર કરે અને ફરીથી ભાભીને વધુ રડવું આવે હવે તો બધે તપાસ કરી થાકીને રાત્રે બાર વાગે રામપ્રતાપ ઘરે આવ્યા ઘનશ્યામ મળ્યા નહીં તેમનાથી ન રહેવાયું તેઓ પણ છાતી ફાટ રોઈ પડ્યા રામ પ્રતાપભાઈ અને સુવાસીની ભાભી બંનેને કાંઈ ચેન પડતું નથી રોતા જાય અને બોલતા જાય હે ભગવાન અમારા ઘનશ્યામને શોધી આપો હવે અમારું હૈયું હાથમાં નથી રહેતું હે ભગવાન જોઈએ તો અમારા પ્રાણ લઈ લો પણ અમારા પ્રાણથી પણ પ્યારા ઘનશ્યામને શોધી પાછા આપો હે ભગવાન અમને ઘનશ્યામ પાછા મેળવી આપો લોકો કહેશે ભાઈ ભાભીએ ઘનશ્યામને કાઢી મૂક્યા કોઈ કહેશે ભાઈ ભાભી ઘનશ્યામને હેરાન કરતા હશે તેથી ઘનશ્યામ ચાલ્યા ગયા અમે સૌ ઘનશ્યામ કહેશે તેમ કરીશું પણ અમારા ઘનશ્યામ એમ બોલતા જાય અને રોતા જાય એમ કરતા કરતા સવાર થયું રામ પ્રતાપભાઈએ ઘોડાઓ ઉપર ચારે દિશામાં તપાસ કરવા માણસો મોકલ્યા મોટાભાઈ ખેતરે જતા નથી કોઈ જમતું નથી કોઈને ખાવાનું ભાવતું નથી નાના ભાઈ ઈચ્છારામ આખો દિવસ ઘનશ્યામને યાદ કરીને રડે છે એમ કરતા બે પાંચ દસ દિવસ થયા ઘનશ્યામનો પત્તો નથી લાગતો સૌ હતાશ થઈ ગયા નાના ભાઈ ઈચ્છારામ અને ભાભી તો ઘણીવાર ઊંઘમાંથી પણ ઘનશ્યામ ઘનશ્યામ કરતા જાગી જાય છે આખું અયોધ્યાનગર સૂનું સૂનું થઈ ગયું